9 September 2015, California, મોહનભાઈ નગર સ્મૃતિ આપની પ્રકારનું દૂધ મળે છે જાય એવી રીતે આપણને દાદા ભગવાન પરમ વાત્સલ્ય સ્વરૂપે મળ્યા અને આપણે બધાને એમને એવા તો પ્રેમથી પોષ્યા શું કહ્યું વ્યવહારમાં એને નિર્વાજ નિર્વ્યાજ પ્રેમ કે અને અધ્યાત્મમાં એને શુદ્ધ પ્રેમ કે અધ્યાત્મમાં એને અને વ્યવહાર છે તો અધ્યાત્મ છે જ અધ્યાત્મ છે એની પાસે વ્યવહાર હોવાનો જ એટલે વ્યવહાર સાથે અધ્યાત્માનો યોગ બનતો નથી બનતો નથી રાજેશ ધ્યાન આ બોલ્યા એને બંધ મૂકીને બાજુએ જરા થોડો કઈ બગડશે નહીં તારું એટલે કહું છું ઉપયોગ રાખો ઉપયોગ એટલે કવિરાજ ગાયું છે એમનો અનુભવ આહા એ દાદાને મળ્યા ગરમા ગરમ તવો એ જ એ જ સંજોગોમાં એને મળ્યા સિક્સટી કવિરાજને કોઈનો ખ્યાલ હશે કદાચ સિક્સટી એટ લેટ કહેવામાં છે આપણે સમરમાં છે સમરમાં છે ઘણું કર્યું પરંતુ સમરમાં હોય કે પછી હોય એવું છે કારણ કે પહેલવેલી વખતે અમે ઔરંગાબાદ દાદા ભગવાનને આમંત્રાયા હતા ત્યારે બધા ગયા હતા ત્યારે અમારી સાથે નહોતા એટલે સિક્સટી નાઇનમાં આવ્યા ત્યારે આ પદ થયું એમનું Sixty nine ka seven की એ અમીન ફેમિલીનું થયું અંબા થિયેટર એ નિમિત્તે થયું એટલે એ કાકાજી સિક્સટી એટમાં આવ્યા સિક્સટી સેવન કે સિક્સટી એટ બિગિનિંગ સિક્સટી એટમાં આવ્યા પછી કવિરાજ આવ્યા છે આવું થયું એક જ વર્ષમાં જે અનુભવ થયો એનો અને હમણાં કાકાજી છોડે કે જે આવે તો જાય પડે ગમે તે આવું મને મળ્યું તો એવા કે કોઈને નમસ્કાર કરે નહીં ગમે તેવો મોટો આવે ગમે તેવો મોટો આવે એવું છે તારા કાકાજી તારા જેવા તારા કરતા ગજબ મજા ના હતા પણ પણ જયારે જો સાચી વચ્ચે પકડાય એટલે ખરાબ પછી ખોટું પકડાય નહીં પકડાઈ ગઈ પકડી ગઈ વસ્તુ અને કવિરાજના પદ જોયા તો એટલા ખુશ અને સિક્સટી નાઇનમાં જયંતભાઈ કનુભાઈ દાદાને કહ્યું હતું કનુભાઈએ કે દાદાજી હવે અહીંયા વડોદરામાં જન્મ્યા મોટા થયા બધું થયા પછી આ બહાર નીકળી ગયા આવું બ્રિજ મમ્મી આવી તે વડોદરાનું જીવન બહુ સારું લાગે પહેલેથી એવું ઘણું થયું પણ આ છોકરા નાના છે તો ત્યાં જ બધા ભણે ને આપણે જે નીકળી જાય સારું આવો તમે સિક્સટી નાઇનમાં પહોંચ્યા અને કવિરાજના પદ તે વખત તાજા તાજા આવતા હતા મંડુ નટુ કાકા ઉપર એ લખી મોટા મોકલે હા એવા લલકારતા હતા બધા ખૂબ લલકારતા તે સત્સંગ ત્યાંથી ઘરેથી ચાલુ થયો મામાની કુળમાં બરાબર બે વાર ટક્યો પછી કંઈક પેલા માજી માલિક ઘરના માલિક બૂમ બૂમ કર્યો કે આ શું ગોગાર કરો છું એમ થયું પછી ડટુ કાકાનું રેન્ટેડ હાઉસ હતું ત્યાં આગળ ચાલુ થઈ ગયું આનું આનું અમ્મા માટે મોટી થઈ બધું થઈ હે તમારી ફ્રેન્ડ લઈ હાલવા માટે એ કવિરાજ એનો અનુભવ કેવો હશે એ તે વખતે માસી દાદર સત્સંગ ચાલે અને કવિરાજના સિસ્ટર એ આવતા હતા એમને જ્ઞાન મળ્યું હતું એ બંને ઘરને અને ગા પણ એક વખતે અમને દાદા એ વાત કરીએ જ વખતે એમને કે દાદા મારો ભાઈ બહુ દુઃખી છે જો એને જ્ઞાન આપણે આપવું તો એનું કલ્યાણથી બહુ મજાનો છે એનું ઘરું ફાઇન છે શ્રીમદજીના એટલા પદો બોલે છે બધું આત્મશુદ્ધિ શાસ્ત્ર એના બધા તો બહુ કેટલા લોકો એના લઈ ગયા એનું તો બધું મોટા મોટા લોકો સાહેબ અરુણભાઈ ત્યાં વાત થઈ તે વખત પેલા એ કચ્છી અમારે ત્યાં ચોપડા લેખવા આવે એમને એક જ્ઞાન મળેલું માટુંગાના તે તે કહે છે ચાલો એ પણ દાદાએ કહ્યું કે સારું અમે આવીશું આવીશું કહ્યું પછી એ કચ્છીભાઈ વાલજીભાઈ નામે એમને દાદાને અને એક જ ગાડીમાં ગયા હતા અમે તે માટુંગા એમના પિતાજીએ જે જૈન સંઘના ટ્રસ્ટી હતા અને ટ્રસ્ટીની હિસાબે એ લોકોની ચાલ હતી જૈનની જૈન ચાલ કહેવાય છે તેમાં આ એમની દીકરી એટલે કે કવિરાજના સિસ્ટરને અને કવિરાજને રૂમો આપી હતી સિસ્ટર જે નીચે આ ઉપર રહેતા તો એમાં કોણ આવ્યું ગળું ફાઈન બધા કીર્તનો કેટલા બધા કરે અને બધા કવિઓ પેલા સારા એના બધા મિત્રો મોટા મોટા પરસોત્તમ ઉપાધ્યાયના આવા બધા જ ગઢવી ને એવા બધા પરંતુ એ કવિરાજને પછી જ્ઞાન મળ્યું અને જે શું કામ ગજબ એ કવિરાજ જે અનુભવ થયો છે આવ્યો અને દાદા આવે એમના બધા ભાઈઓ છે એમની ત્યાં કાનપુર લેમિંગ્ટન રોડ ઉપર ઓફિસ ઇલેક્ટ્રોનિકની બધી ત્યાં સાહેબ ચોપડા લખ હિસાબ લખે અને ત્યાં જાય હવારમાં અને ત્યાંથી બસે બેસીને આવે તે સેવન્ટી ટુ નંબરની બસ તે ત્યાં અહીંયા સત્સંગ ચાલે એની સામે જ એનું ત્યાં ઉતરે અને ઉપર આવે બીજે મારે દાદા આવે બધા બેઠા હોય દાદા રાજી પછી આવે અહીં સીધા બેસી જાય ભાઈ જોયા જ કરે અને જે સત્સંગ દીકરે દાદાનો ઉતરી જાય છે અંદર અને જટલીન રચના થઈ જાય જટલીન રચના થઈ જાય અને એકસો પચાસ ડોલરનો પગાર થાય અહીં તો તમારા બધા મોટા ચાર ચાર હજાર ડોલરના પગાર હોય છે ને એટલે પહેલી કુકડીમાં થતા હોય પુષ્કળ કે દોઢસો ડોલર જ હતો આવે ઘરે જાય સાહેબ ઘરેથી નીકળે માટું નીચે પેલા પાંચ વાળા દુકાન હોય સાહેબ ચાલે જાય જે પદ લખાયા છે સરુ સરુમાં અદભુત લખ્યું પછી મહાત્માઓને આપતા પુત્ર બધા ટેકનિકલ બહુ ગેમા કરે પછી છેક છેલ્લા પાછળમાં આવ્યા છે બધા આ મજા કર્યા કરે એટલે લોકમાં જાય એવા કાં બોલો ને એ તમે તમારું કરો વાંધો નથી ના કાંતિ આનંદજી તમે તો ટીચર છો ને બહુ જીવન ગયું આખું આપણે સંજોગ હોય તો સંજોગ ને તો સમજાય ને કે નામ જાય બરાબર સમજાય હા સંજોગ જોઈ કામ હોય બધું એ પદો છે આ કેવું લખેલું છે એક એક શબ્દ દાદાએ પછી જયારે એ લખાતા જાય બોલાતા જાય દાદા શું લખે છે કવિ અરે દાદાની જનજણાટી થઈ જાય અંદર કવિ ગાય બોલે એ થઈ જાય સારો એવો ટાઈમ થઈ ગયો અને પછી કવિરાજથી પદ દીકરા કે દાદા કોણ છે એટલે આખા કાળ ચક્રમાં બધા પુષ્ટ થયા હોય એવા એ બધાને પાર કરીને એવા હોય દાદા તે આવા છે એ તે હું છું હું છું હું છું વાળા પચીસ ત્રીસ નીકળ્યા એક બે નહીં ત્રીસ ચાલીસ પાંત્રીસ ગજબના પદ નીકળી ગયા હવે મને ખબર નથી આમાં અલ્લાહના જન્મ પહેલા એવું થોડી કાઢવું હોય તો મને આપો ને મને આપો એ હોય તો ફરીને આપો મારા અવતારોના જન્મ તો પરાત્પર હતા પરાત્પર હતા જે પરસ ખુશ થઈ જશે જો આપે મને તો લલકારે આપે તો पंद्रह में कहीं જતા ને હા ભલે ભલે ભલે ભલે ભલે My friend, એમાં નથી આ તો બહુ બીજી બહુ જુદી રીતે કરવું છે સત્સંગમાં તો શોખમાં જ નીકળે બહુ જુદી રીતે કરવું એને તો રિસર્ચ માગે છે બધું એમાં બધા જોડે બેસશે અને થોડા કપડા આપતા પુત્રોમાંથી અને બધા બેસે રાધે ત્યારે હું બહુ મોટી વસ્તુ એટલે આ તમારી પાસે રાખી મૂકજો અધર ટાઈમ કરશો અને અમીન સાહેબની બહુ જરૂર છે અને રાધે પ્રસંગ આવે રાધે તો યોગ હોય તો નથી એક મિનિટ જસ્ટ વન મિનિટ ભગવાન શું હશે કમાલ કરી છે કમાલ કરી છે એક અમદાવાદ શબ્દો વાંચે તો એ લોકોને ખ્યાલ આવે ધ પોએમ જો. આ જો ને ગોડ આ ભગવાન છે. એ કીધું એટલે તો કેવું છે પેલું લાવ લાવ લાવ વેર મી એ તો છે આમ. અવતારો What do you mean? Wonderful. And then the puzzle for whole world, eh? No existence. પેલું નામ લ્યું નહીં એ તો છે જ હવે એ તો સાહેબ હું કરી ખજાનો આપીને ગયા છે પણ આપણે એટલા સુખમાં પડી ગયા છે બધા શીખવા પડી ગયા જન્મ પૂર્વે મળી ગયું ને આપણે બતાવો નારાયણભાઈ ને જોડે બેહાડો જાઓ એમની જોડે બેહો બે વેવાઈઓ જોડે બેહો બે વેવાઈઓ અને એમને બતાવજો હા આપો એમને પાછું તો વેવાઈઓ થયા છે તો બેને મોક્ષે જવું પેલું પેરટ હા એટલે ઉપરથી જોવાય ના બરાબર છે પેલામાં આમ હા ખોટું નથી એટલે અમે જોવાય અમે જોવાય પેલામાં આમ કાઢ કે બોલતા નથી કોઈ હેમંત બોલતી જ નથી અવતારો ના જન્મ પૂર્વે પરાત પર હતા જે બોલો જન્મ પૂર્વે જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે ખુદાના જન્મ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે King, before the birth of Christ, who was original Christian? Dada Bhagwan. huh? Catholics came be after that, Catholics. Yes. But original. ક્રાઇસ્ટના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે જરથ્રુસ્તના જન્મ પૂર્વે પારસી હતા જે વીરના જન્મ પૂર્વે જૈન હતા જી કૃષ્ણનાય જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે કૃષ્ણનાય જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જન્મ પૂર્વે હિન્દુ હતા જે મહાદેવના જન્મ પૂર્વે શૈવ હતા જે જન્મ પૂર્વે સનાતન હતા જે જન્મ પૂર્વે સનાતન પૂર્ણનાય જન્મ પૂર્વે સંપૂર્ણ હતા જાત જન્મ પૂર્વે ધર્મ હતા જે જાત જન્મ પૂર્વે ધર્મ હતા જે ધર્મ નાય જન્મ પૂર્વે મર્મ હતા જે ધર્મ નાય જન્મ પૂર્વે મર્મ મર્મનાય જન્મ પૂર્વે આદ્ય હતા જે મર્મનાય શબ્દનાય જન્મ પૂર્વે શ્રુત હતા આજે શબ્દનાય જન્મ પૂર્વે સર્વપ્રથમ પ્રણવ મંત્રી ઓમ હતા જે સર્વપ્રથમ પ્રણવ મંત્રી ઓમ હતા શબ્દનાય જન્મ પૂર્વે શ્રુત હતા જે એટલે શું કે છે શ્રુત પહેલું હોય ને પછી શબ્દ હોય એટલે દાદા કે છે તમે તમારું એવું બોલો તમે સાંભળી શકો હવે આ મર્મ અહીંયા એટલો બધો ગંભીર બહાર પાડ્યો છે અને આપણે પકડાતો નથી આપણાથી આજે આખા વિશ્વમાં બધા કહે છે કે બોલવા કરતા સાંભળવાની કળા મોટી છે બધા જ કે છે ક્યારે પકડાયું શ્રુતતાજી એટલે જે જ્ઞાન કયા મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન જે પાંચ મુખ્ય જ્ઞાન કયા એમનું આ છે શબ્દ તો એની પાછળ બધું છે શબ્દના એ જન્મ પૂર્વે શ્રુત હતા જે સર્વ પ્રથમ પ્રણવ મંત્રી હોમ ઓમ હતા જે સર્વ પ્રથમ પ્રણવ મંત્રી ઓમ હતા શબ્દ લોકો છે હવે એનો વિસ્તાર કરવો પડે બહુ મોટો પછી ત્યાં રિસર્ચ સેન્ટર ક્યાં છે બધું ઘણું કરીશું આપણે વાણીના એ વિરામ પછી સંજ્ઞા હતા જે શાશ્વતની શાશ્વત નિષ્પક્ષ બિંદુ ઓમ હતા જે શાશ્વત અપક્ષ મૂળ પુરુષ હતા જે આ છે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા પ્રગટ મૂર્ત ગજબનું લખાઈ ગયું છે કૈલાસથી સત્સંગ નીકળેલો જ અમુક જ સંજ્ઞા એમાં આખું આ બધું રચનાથી બોલો કોઈ જગ્યાએ સાંભળવાનું મળે આ ભારત અને ચોપડામાં શાસ્ત્રોમાં કેટલું ખોવાઈ ગયું છે નારાયણભાઈ આમાં શું નામ આવ્યું કશું છેલ્લામાં છેલ્લું સાક્ષાત શિવજી સાક્ષાત શિવ સ્વરૂપ સમજ્યા ને સાક્ષાત પાર્વતીજી પાર્વતીજી એ બધાને શુદ્ધ પ્રેમ આપ્યો શું કહ્યું સાક્ષાત શિવજી બધાને પિતૃ પ્રેમ આપ્યો પિતૃ પ્રેમ આપ્યો સત પ્રેમ આપ્યો પરમ સત પ્રેમ પરમ સત પ્રેમ પરમ સત અને પરમ વાત્સલ્ય આ બેવના મૂળ પુરુષ મૂળ પુરુષ પરમ સત અને પરમ વાત્સલ્ય વાત્સલ્ય શબ્દ આમ તો બહુ જ વ્યવહારમાં પરમ વાત્સલ્ય અને આપણે બધામાં બીજ નાખી દીધા બધા બધામાં બીજ નખાઈ ગયા થઈ ગયા છે છોડવા બોડવા બધા છે બધા નથી એવું નથી પણ તે પવન ઝાપટા બધા આવે છે ને આમ આમ થયા કરે ડેન્ટિસ્ટ એકલી જ આવી છું અચ્છા અચ્છા દીકરીઓ કઈ ઘેર છે તારે બોલવું છે ને પેલું પદ તું કાઢ્યું છે ને તે પદ જે બોલવા બોલ પછી આપણે ચલાવીએ ગાડી અનુજ આજે વાતો કરો ખૂબ આજે જો વાતાવરણ કે છે નિરાતે સત્સંગ કરો બધા હા વાતાવરણ કરો અને પછી મગન કાકા ને મોહનભાઈ મગન કાકા કઈ ઈચ્છા છે એ કંઈ કહેશે તમને હા આપતા પુત્રો આવ્યા છે ને એમનો લાભ લો તમે બધા કંઈક કહેવા માગે છે કશું પછી જોઈશું આપણે ચાલ બોલ ચલાય અનુપમા હેમાબેન રેખાબેન રેખાબેન જેપી વાળા પછી હા જયંતભાઈ હા મેં એને કહું છું રાખું છું એમ કરીને સાથે કનુભાઈ બેઠા હતા ઘરે મુંબઈ તે વખતે શરૂ શરૂ સમય એ ચાલતું હતું બરોબર બચ્ચું બેઠું હોય નીચે મહાપુરુષ હોય સોફા અમારા પિતાજીને બે સાથે નીચે બેસીએ પછી કે જોજે હા એમાં બે એકલા જતા હતા હવે તારી નાક ઉપર ગળે કરું છું બરોબર હાલીશ નહીં કે ગદ્દાર એ મૂર્તિ જ્ઞાની સંજ્ઞા તો સમજવા જેવી હોય છે સમજવા જેવી હોય છે બહુ પદ્મ કમળ શુક્લ લેસ્યા સત્સંગ સાંભળે એ પોતે ગળાતા જાય અને સત્સંગ સાંભળતા હતા તે વખત આ બધું વાતાવરણ એમાં કેવું રચના થઈ ગઈ છે એમને અને બધા મહાત્માઓ માટે છે બધા એટલે કરે જ ને દાદાએ જે ઘડતર કર્યું છે જો આપણને ક્યાંની એક ઝાંખી પણ આવે તો કલ્યાણ થઈ જાય ઝાંખી પણ આવે તો હેમાબેન તને સમજાય છે પણ આપણે પ્રેમમાં એટલા બધા ખોઈ ગયા એ ખોટું નથી બહુ સારી વાત છે અને ખોવાયા તો પોષાયા ના હતા આપણે બધા હવે ખરી હંમેશા જ્યારે હાજર હોય ત્યારે એ બધું ખબર નથી હોતી કોઈને પણ પછી ધીમે ધીમે ધીમે આવે છે એકદમ નથી આવતું બીજ તો પડી જ જાય છે પછી ખ્યાલ આવે છે બહુ એટલે આપણને ખ્યાલ આવે છે કે શું હતા શું થયા અને આજે શું છીએ નુકસાન કરતા કાલ આવ્યો તે દાદા ભગવાને છેલ્લું છેલ્લું ક્યાં સુધી કે છે તમે લોકોને બધાને જન્મ આપ્યો એટલે તમે બચ્ચાઓ આ સત્સંગનો ખોરાકને પોતાનું અધ્યાન પોષણ ના પામી શકો એટલે મારે મોડામાં ઉચકી ઉચકીને બધા લઈને મૂકવું પડતું હતું સત્સંગ તો કોઈ આમાં કોને પડ્યું હોય આવે બધા આવો કશો જાતે જાતે તે અડસઠમાં મારું કામ આવ્યું નોસીલ બેલાપુરનું અને જે કામ ચાલુ થયું અને તે વખતે ચીમન કાકા આપણા અમારી જોડે આવે રોજ બેલાપુર એ ગોળ ફરીને એ બધે થઈને જતા હતા રસ્તો જૂનો તે ત્યાં જેટીનું કામ હતું દોસીલ કમતી મોટી મફતલાલની દાદા કહે છે ચાલો તે પહેલાં તે દાદા કહે છે ગાડી લઈ લો એટલે મહેન્દ્રભાઈ ખોરી લાવ્યો ગયો એમ્બેસેડર ચાલો હારી હતી થોડી અને દાદાને ગાડી હારી છે બબલી જેવી વાંધો નહીં ચાલો એટલે અમે જઈએ અને સવારે ત્યાં રસોડું બધું જ્યાં દાદા હાઈટે બધું આજે ત્યાં હોય રસોડું બધું જ હોય એમને દાદાના ભાભીના ભાઈ હતા એ મારી જોડે હતા રેવનદાસ કરીને અને ત્યાં બધા જઈએ એ તો ત્યાં જ રહેતા હતા રાખીને એટલે ત્યાંથી પછી આવીએ ચાલો તો બરાબર ત્યાંથી ત્રણ વાગે નીકળવાનું અમારે ગાડી ફરતી આખું ચક્કર મારીને પેલું મમરા થઈને જવાતું હતું આપણે અત્યારે પેલો ક્રીતનો બ્રિજ છે ને એ ચાલતો હતો તે વખતે લગભગ થવા માંડ્યો હતો પણ ઓપન નહોતો થયો સિક્સટી નાઇનમાં પછી થયો છે એટલે ઘર સીટ પર બહેલાપુરથી આમ સીધું આવી જવાય ને પંદર તને ખબર નહીં હોય બધું જે મુંબઈના હોય ને ખબર હોય બધી તે ત્રણ વાગે નીકળે ચાર વાગે દાદર ત્યાં આગળ સત્સંગમાં જવાનું સત્સંગમાં જવાનું સિક્સટી નાઇનની વાત કરું છું હા એટલે સિક્સટી એટમાં કામ ચાલુ કર્યું સિક્સટી નાઇનમાં મારે પૂરું કરવાનું સમરમાં ત્યાંની વાત તેમાં પેલો ફ્રેન્ચ સાયન્ટિસ્ટ મળ્યો તો ઔરંગાબાદ ગયા અને પાછા આવતા હતા ને પ્લેનમાં કામ બહુ ધમધુક કર ચાલે એટલે આવવું પડે પાછું તે વખત મળ્યો તારે એને કહ્યું કે તમે પુનર્જન્મ માનો છો અમારા લોકો બાજુ કોઈ માનતું જ નથી તો પુનર્જન્મ કેવી રીતે મનાય એની પાસે કોઈ સોલિડ રીઝન જોઈએ ને સમજવાનું અમે અમે બધા સાયન્સને સમજીએ તે વાત એ દાદાએ સમજાય હતી એને એ પ્લેનમાં જતા છે પછી તે વસ્તુ એટલે કોઝ ઇફેક્ટનું એને આખું બધું વિજ્ઞાન એ તો માઇક્રોબાયોલોજિસ્ટ હતો પાછો એટલે બધું સમજાયેલા તો એટલે તે વખતે આ ત્રણ વાગે અમે જે ચાર વાગે સત્સંગ થવાનો બુધવારે અને શનિવારે બે દાડા જતા હતા તે લગભગ ઓગણ અગ્નસિત્તેર થયું અને સમર વરસાદ પર સિઝન થવા લાગી ને તે વખતે છેલ્લે કંઈક એપ્રિલ મે મહિનામાં એ બુદ્ધ અને શનિ જગ્યાએ સોમવારથી ચાલુ થઈ ગયું અમે હવા જઈએ ને આજે ચલો હવે આપણે આજથી સોમવારથી ચાલુ કર્યું તે લગભગ બે ત્રણ અઠવાડિયા બે અઠવાડિયા ચાલ્યું પછી કનુભાઈને લાગે દાદા આ કામ પર જો આવે ને રોજનો રોજ સત્સંગ આવ કેમ તો પોસાય કેવું થઈ શકે બધું એટલે તમને સમજ ના પડી બધું થઈ જશે એ તો રેગ્યુલર પછી સત્સંગ ચાલુ થયો સમજે અને તારે એમાં ત્યાં વડોદરા શિફ્ટ થયા હતા હજી સત્સંગ ચાલુ થયો એટલે ત્યાં પાછો ચાલુ કે અઢીસો ડોલર ભાડું આપો મફત નું આપો જ કે ત્રણ વાગે એમને અહીંયા આગળ કનુભાઈ ગયો હા મેં તરત જ આવે ગયા ચાલુ કેટલે પાંચ પંદર વીસ અનોટો કાક પછી આ હતા ત્યારે પૂજારી કરવો જૂનો પંડિતજીને જૂના જૂના અને એ બધા બરોબર છે તો ઠીક છે પણ કવિરાજનું આ વાત કરું છું તમને જે શરૂઆતના પદ અને એનું વેલ્ડિંગ થયું છે આપણો દાદા ભગવાન સહજ પુરુષ છે સહજ પુરુષ એટલે શરીર દેહ સાથે છે અને આત્માનો તો સ્વભાવ સહજ છે અને એટલે પરમાત્મા સ્વરૂપ છે એવા આત્મા પરમાત્મા સ્વરૂપ જેમના પર પ્રકાશ ખુલ્લો છે એમનો દેહ સહજ થઈ ગયો છે એટલે આત્મા તો સહજ છે એટલે સહજ આત્મા અને પોતાનું દેહ કરીને સહજનું આત્માનું સ્વરૂપ સહજ આત્માનું સ્વરૂપ અને તે અંદર લિવિંગ સ્ટેટ એમનું એ દાદા ભગવાન આખા કૃપાળુદે કહ્યું ખરું સહજ પાત્મ બહુ ગાયું બહુ ગયું બહુ ગાયું બહુ ગયું એને મંત્ર રૂપે આપ્યું પછી હમ આપણા બધા બાતમો પર આ જ છે આપણે આપણી અંદર શુદ્ધાત્માનો સહજ સ્વભાવથી આપણને પ્રાપ્ત થયા પણ આ શરીર સહજતા થાય તારે ને એટલે આ બધા ભેગા હાથી થવાનું બધું એકબીજાની પ્રકૃતિઓ લઈને પોતે પોતાનું મારું મારું મારું કઈ ફર્યા કરીએ છીએ આખું શરીર લઈને એ મારો પણ નીકળી જવું જોઈએ કે નહીં જય બોલ ને તમે કાઢી હજુ એ દાદા ગયા છવ્વીસ વર્ષ થયા તું એકની એક વાત એટલા માટે લખાઈ લીધું તું કોની પાસે લખાયું હતું તારે પાસે કે નરેશ નરેશ પાસે શું લખાયું હતું બોલ ને કઈ ગયો નરેશ હે શું શું એગ્રીમેન્ટ કર્યો હતો દાદા જોડે <laughs> બોલ ને મોટેથી દાદાજી મારે મોટેથી બોલ કશું જરૂર નથી આપણે આપો બોલ ચાલ દાદાજી મારે મોક્ષ જોવે છે મને મોક્ષ આપો તો પછી દાદાજીને મેં આપ્યો કાગળ મીના હેતુ ના ના એવું નહીં કીધું સહી જોવે તું શું કહ્યું કે તું ના એટલે એને મોક્ષ માંગ્યો તો દાદાજી કે એવું નહીં ચાલે લેખિત જોઈશે એને મોક્ષ ભાગે એવું નહીં ચાલે દાદા કે એવું નહીં ચાલે તું લખીને આપ મને મારો મોક્ષ જોગ છે તું કાલે ફરી જવું પાછો તું <laughs> એવું નહીં દાદા એવું નતા બોલ્યા પણ લેખિત માગ્યું એટલે હું તો પછી કોની પાસે નથી માગ્યું <laughs> એકલા પછી મીનુબેન ને કહ્યું કે લઈ આવું પેન ને પેપર પછી મીનુબેન લઈ આવ્યા પછી પેપર આપ્યું પછી એને લખીને દાદા ને આપ્યું તો દાદા કે આવું નહીં ચાલે સહી કરો <laughs> સહી વગરનું લખીને આપ્યું સહી કરો પછી સહી કરી પછી પછી મેં દાદાના મિશ્રાથી પૂછ્યું કરું તો કે નહીં એમ કે લેટ સહજ છે કે એવું કઈ કહ્યું તો બધા પુરુષો બધા હસવા માટે સભામાં એક કે દાદા એમ કે પુરુષ એમ કે લેડીઝ વધારે આડી હોય એટલે દાદા એમ મને કીધું તમારે નહીં એમ કે એ સહજ છે કે એવું કઈ બોલ્યા કશું એટલે બધા કહે કે ના આડી તો એમ કે સ્ત્રીઓ હોય પુરુષ થોડા આડા હોય તો ના એમ કે પુરુષો જુદી રીતે આડા હોય એવું કંઈક બોલ્યા એટલે મારી પાસે મને કીધું નહીં એટલે કીધું કે આમાં નરસની સહી થઈ એટલે તારું આવી ગયું એ પ્રમાણે વસ્તુ તો કેટલી બધાને એવા એવા અનુભવ થયા છે એટલા જો વાગોળે ને તો એમાં કેટલું કલ્યાણ થાય જેને જે મળ્યા તે જેને જે રીતે મળ્યા દરેક દરેકને પોતપોતાની દાદાએ બધાને તો કેટલા પહોંચી વળે પણ સંજ્ઞાએ કરીને દરેકને કહ્યું કે તો પહોંચી જ ગયેલું છે એ વાગોળ આવવું જોઈએ બહુ બહુ સમજવું જોઈએ દિલીપભાઈ કૃપાળુ દેવ ઓગણીસો પંચાણું અરે બે નાઇન્ટી ફાઈવમાં અમારે એટલાન્ટા આવવાનું થયું ગુરુ પૂર્ણિમામાં તે અમને ખેંચીને લાવવામાં આવ્યા હતા એટલે કે ખાસ કહેવામાં આવ્યું હતું જરૂર પધારો અને તે વખતે હર્પિસ થયું તો અહીંયા બધું અને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે ગરમીનો દહડાવા અને આરામ થયો હતો પણ ડૉક્ટર કહે છે સાચો જો કે છે આ એનું પણ કપાળનું આ બધું તે અમને ફોન આવ્યો જરૂર આ વખતે જરૂર આવું પધારો બધું બરોબર પડશે પણ અત્યારે આવું છે તબિયતના ઠેકાણા નથી કરવું હું પણ હજુ તો મહિનો બાકી છે મહિના પછી ગુરુ પુણ્યમાં આવવાનું છે લખું જો મુશ્કેલી પડશે તો કે ના જરૂર આવો જરૂર આવો કહ્યું એટલે પછી જોઈએ છીએ એક અઠવાડિયું આવીને જજો પાછા લો વડોદરાથી અમદાવાદ જવાનું હોય એમ અને ખરેખર એવું જ ભાઈ દસ દાડા પાછા જવાનું હતું કોણ જાણે કોણ હતા મારી જોડે તો કોણ જાણે કોણ બધા છે હાજર તો છે પણ કોને હે હમ અમે તો છક થઈ ગયા પેલી જ્યોતિબેન આપણી ભરત દોશીની ભરત દોશી એટલે એટલાન્ટાની વાત કરું છું અમે ગયા હોલ એ લોકોને બધું હતું અને હોલમાં જવાનું છું પછી સત્કાર કર્યો ને મારો હું તો આફીન થઈ ગયો જૈન જૈન જૈન સ્ટ્રોંગ જૈન શું કહી આવે જબરજનું કર્યું પછી અંદર તો બધું હોલ તો થાય ચાલો થઈ ગયો પ્રસંગ ચાલો બાંધી ગયો પછી થોડું બે બે દિવસ ત્રણ દિવસ રહેવાનું થયું અમીન સાહેબ અમારી સાથે થોડા પછી એમાં એક આપણા વડીલ મહાત્મા અને ત્યાં જ રહે સારા એન્જિનિયર પણ ઇન્ડસ્ટ્રી સારી બધી એમની કાર્પેટ બનાવવાની ડાલ્ટનમાં ફેક્ટરી એમ બોલાયા અમને ગયા અમને ત્યાં એ મોટું કોઈ ઈરાનિયન પાસેથી મોટું મેન્શન લીધું તો રહેતા હતા એમના કાળા હતા ને બધું બેઠા હતા પણ એમને શ્રીમંત બહુ ગમે વાંચવાનું દિલીપભાઈ તે પછી બેઠા એક રાત રોકાયા બીજે દિવસે અને એમને એમના કુટુંબના થોડી વાતો કરી આમ તેમ બધું થયું અને પછી કે છે સત્સંગ આપણે ક્યાં કૃપાળદેવના વચનો મને બહુ જ પ્રિય છે બરોબર છે પરંતુ સમજવામાં જરાક મુશ્કેલી ઘણી પડે છે પરંતુ આમ વાંચ્યા જ કરીએ એવું લાગ્યા કરે છે હા પરંતુ કૃપાળદેવ હાજર હોય ને એ બોલતા હોય વાંચતા હોય તો સીધું જ પડી જાય ને તો કે તો પડે પણ કેવી રીતે બને લાવો છો પુસ્તક લાવો ચાલો નીકળ્યું અમિત સાહેબ હતા ખુશ હતા એમનો અનુભવ પૂછી લેજો તમે લોકો શ્રીમદ શ્રીમદ એમ નથી કહ્યું કે અમે જઈશું કે તમારું કામ નહીં થાય પરંતુ છેલ્લી વખત એમને કહેવામાં આવ્યું કે અમારાથી કંઈક બે એક લાખ પામશે તો આ ધર્મ ઉપર બધું આચ્છાદિત થઈ ગયું હશે બધું આવી પડે છે તોફાનો આવીને બધો ઢંકાઈ ગયો છે એ બહાર આવશે જ એના અસલ સ્વરૂપમાં હવે વચનો હતા એમના અને એમને જ્યારે યાદ કરાવ્યું કે પ્રભુ આપનું શરીરનું સ્વાસ્થ્ય કથળ્યું છે આ અને આપે કહ્યું તો હવે આગળ શું થશે પચાસ એક વર્ષે થશે આવો એમના વચનો છે પરંતુ આ બધા વચનો કોઈ બહાર ના લાવે એમના ભક્તો કોઈ ના લાવે ફોલો દિલીપ વિશાઈ દિલીપભાઈ મહેતા રાયચંદ રવજી મહેતા તે આ દાદાનો જન્મ જુઓ શ્રીમદ નું એ થવું અને પાછળ દાદાનો જન્મ થાય છે પાંચ છ વર્ષથી જ જોજો તમે એનું લિંક જોજો લિંક જોજો તમે ઓગણીસો બે કેવા કઈ કરસામાં છે અને દાદા ઓગણીસો સાતમાં આવે છે જોજો તમે થશે અને એમની જે રચના હતી બધી આ પ્રકાશ પાડવાની કે આ જૈન માર્ગ આખો ઢંકાઈ ગયેલો છે અને ખુલ્લો કરીએ ઓ સાહેબ મોટા અરુણભાઈ સાહેબ બધા લઘુરા સ્વામી એમના બાએ સેવા કરી બહુ સાહેબ મારા અમને રાજેન્દ્રન છેલ્લું એમનાથી બાકી રહી ગયું અને ચેપ્ટરોના બધા શીર્ષકો તૈયાર હતા આખું લિસ્ટ હતું એ હતું એ પુસ્તકમાં છે આખું પણ ના થયું એટલે એ આગળ થઈ જશે અને બ્રહ્મચારીજીથી થયું પ્રજ્ઞાબોધ કૃષા મહેતા ખરી ને તું પણ દાદા દલીપભાઈ આપના ગુરુજી જો હરિયા હરિયા કેટલા ઉત્કૃષ્ટ જૈન શું હશો તમે કલ્પતરુ નું કેવું કલ્પસૂત્ર એ કલ્પતરુ જ કહેવાય કલ્પસૂત્ર કહ્યું કલ્પસૂત્ર કહ્યું પેલો સિનેમાનો એક્ટર પાસે ગયું અને પછી હું આ તો એવું કંઈ કહેવું કહેતો હતો કલ્પસૂત્ર એટલે આપણને જે દાદા મળ્યા ને આજે અમે તો અમારો અનુભવ કહીએ છેલ્લા પાંચ અને બધું બધું અસર તો દરેક તો પોતા લાગે મને અસર પડી હું જોઉં એમાં કોઈ આખી જિંદગી રહ્યા આ બિઝનેસમાં આમાં એટલે હવે મારી પાસે કોઈ રહેશે જ નહીં એટલે જે તમે બોજો તો બધો જ અંગૂઠા પર ઊભા થઈ ગયા કરું ભાઈ અને છેલ્લા બે શ્વાસ આમ બીજો છેલ્લો પડ્યો હે ક્યાં જાય છે કરતર પાછા સેર થઈ ગયા પગ આ છેલ્લો અમારો અનુભવ ઓ કોંતી આનંદ કોંતી આનંદ હાજી કોંતી આનંદ કે કાંતિ આનંદ કોંતી ગોળીઓ શરૂઆતમાં પકડાયેલા આબા ભાઈ હે પાછળ ચોટલી વાર્તા દાદા એ કમાલ કેવી કરી અમીર સાહેબ હે દાદા અમીર સાહેબ હવે એ તો બહુ લાંબી સ્ટોરી છે પરંતુ એ મોક્ષ ખોરવા સીધા મામાની પોર પહોંચી ગયા અને મામાની પણ એમને એમ કે કંઈક એક્સરસાઇઝ કરવાની હશે દાદા અમે એમને કે તૈયાર થઈને એક બે દાડા થઈને એક્સરસાઇઝ કરી દે એક્સરસાઇઝ નથી કરવાની કરેલી એક્સરસાઇઝ થી છૂટી જવાની એ કહ્યું પછી આ બહુ ખુશ થઈ ગયા અને પછી મોક્ષ શું છે સમજાયું કેટલું સાર કેટલે આ દાદા જ્ઞાની પુરુષની ગજબની કૃપા હમ તો દાદા એમાં કંઈ ક્રિયા વગર તો કે કંઈ વાંધો નહીં પછી અમને જોયું અમારી આજે પરીક્ષા બોક્સ શું છે તો કે દિવાસરીની પેટી છે એમ લાવો આ દિવાસરીની પેટી છે ને તમે જોઈ કે નહીં પછી ધીમે રહીને ખોલી એક દિવાસરી કાઢી આ શું છે સાહેબ તો દિવાસરી છે પછી પાછું મૂકી દીધું હવે તમને લક્ષ બેહી ગયું કે આ ખોખું છે અંદર દિવાળી છે તો એ દિવાસરી છે એનો ઉપયોગ કરી અને પ્રકાશ કરવાનો કે છે આવું એમ પછી એમને એમ કે દાદા અહીંયા મોક્ષ આપશે જતા રહીશું એક જ દાડે બપોર ખબર પડી કે બે ટિકિટો બાકી છે તો એમના ભાઈબંધ લઈને આવી પેલો કે મારે તો વહેલું જવું પડશે તું જા પણ હું કાલે લઈને જઈશ કે છે ઘેર કાલે આવશે એમ કહીને કહ્યું ને પછી આ બધી વાત કરી પછી બીજે દિવસ આવ્યા સારું તો ચાલો આપીએ તમને જ્ઞાન મુક્તિ જ્ઞાન મોક્ષ આપીએ આત્મા તો અમે ખંભા ખંભાતા તમને આપ્યો તો એ તો એટલા આમ ઉછરી જ પડ્યા ખમીસ શું બોલો છો આપ ખંભા થઈને મને આપો હું અહીંયા આવ્યો છું ને આટલું બધું કારણ કે એને પંદરમા વર્ષથી પંદર સત્તરમા વર્ષથી એને એટલી બધી સાધના કરી છે અમીન સાહેબે કે છે કે હું થાંભલે બંધાઈને મારે ધ્યાન કરે છે આખી નાખી રાત જાગ્યો છું બાંધીને પાછી શિખા રાખતા હતા બહુ મહેનત દીધે જબરજસ્ત હવે અત્યારે એને આપણે હવે એમ કે પંતુ જીજા કેમ ચાલે આવું બધું બધું જોઈશે તે એમ હા પણ તમારે ત્યાં પેલા લાંબા વાળ વાળા શું કહ્યું લાંબા વાળ વાળાઓ છોકરાઓ ખરા તમારા કે નહીં અરે મતલબ બીટલ્સ વાળાની ફેશન ચાલતી ને આમ કોણ ડંકારે રાજેશ ખન્ના આ દાદા કહેવાય એવા ભગવાન તો એમના સ્વરૂપો શરૂઆતના બધા પહેલા કોણ હતા આપતા પુત્રોમાં સર્વપ્રથમ જ્ઞાન મળ્યું હોય તો તમારા આગળ હતું કોઈ કે તમારાથી શરૂ થયું ના ના એ તો અઢાર ઓગણીસ વર્ષ ભણતા હતા મળેલા શું કહીએ દાદા ભગવાન દાદા ભગવાન આપણે મહાત્માઓ જન્મ્યા પછી તો બહુ વખત ચાલ્યો ગયો હરીશ છેલ્લે દાદાએ કેવું પડ્યું કે જન્મ આપે કરો મારે પોષવાના મારે ઉશ્કીન પણ તમે મોટા થયા હતા મારાથી કેમની ઉશ્કીન ફરાય તમને બોલાવ લઈ ગઈ કે તમારા તમને સત્સંગ હું કરાવવા એમાં લઈ જવું તો હવે મોટા થયા છો તે કામ કરજો છેલ્લી ઘડી છેલ્લા શબ્દો બધા હવે એનું આપણે શું શોધવા છે છેલ્લું એટલે ક્યારે આ કરે ફલાણું આમાં આવી રીતે વાત કરી કારણ કે જે એ એમાં એમાંથી આવેલા છીએ આપણે હજુ એ નથી નીકળતું એ પડઘા જતા જ નથી કોઈને એ પડઘા કોઈને ના જાય તો કે છે કે હવે મને બાજી પડજો તમે શરીર હતું ત્યાં સુધી આ બધું કામ તમારે બહુ કર્યું આ મને બાજી પડશો તમે કેવું તો કે ને બચ્ચું માદરીને બાજે એવું હવે તો એવું કોણ નથી જાણતું આપણામાંથી કોજે એટલે બોલે શું કોઈ હજુ બચ્ચું ને બાજેલું હોય અને વાંદરી એક ઝાડથી ઘણા મોટો કૂદકો મારીને ત્યાં જાય તે બચ્ચાને બીક લાગે કે વાંદરીને લાગે એટલે ભૂલો ને બીક લાગે જરાય ના લાગે એટલે આપણે તો બચ્યું હોય બચ્યું તો હું તો સેફ છું મને હું જોવાનું મજા કરે તો હું તો આવી રીતે વર્ગી પડજો તે પાછું સમજાયું સાહેબ તો ક્યાં ક્યાંથી લેખવાની લાયા બધું શિવ સુરતભાઈ સાહેબ હે અને પાછું કહ્યું એટલે કે આ આગળ હાથે હું છું આ પાંચ વાક્યો તમને માટે બધા માટે આપ્યા છે વ્યવહારથી જીવી જવા માટે તે હું જ આપ્યો હું તમારી જોડે જીવવાનો છું પણ મને તમે એ પાંચ મને હાચવી રાખો તો તમે હાચવાઈ જશો તે બચ્ચું શું માને હાચવે છે સચવાઈ જાય છે તો તારે આ વાત છે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ હવે જૈન શાસ્ત્ર આખું મોટા મોટું સૂત્ર છે આ તો ધમ્મો તવો તું ક્યાં જૈન છું હું <laughs> બધા આ આજ્ઞા એનો કયો શબ્દ અઘરો છે વિચારવું તો ખરા આપણે હું શુદ્ધાત્મા છું પણ હવે તું આ ધારી રહ્યો નહીં બહુ હું કરીને રહ્યો હું હું ચંદુ હું ચંદુ હું ચંદુ કરતો હવે હું ચંદુ ના રહ્યો એનાથી છોડાઈ દીધો અને હું ચંદુ હતો એટલે બધું શરીર મારું બધું મારું શરીરનું કશું બાકી નતું કશું બાકી નતું એટલે હું ચંદુ એટલે પરિણામ થઈ ગયો અને મારું કયું એટલે પાછો પરિણામ તો થયો અને એમ જીવતો હતો કે છે જો અમર થવા માટે ઝેર પીને જીવતો હતો ઝેર અમર કરશે મને શું પેલું રાજેશ જોયા કરસ મને પાછું પાછું જોઈ લે બેક સાઈડ થી હાઈડ સાઈડ થી જોવા આવે જોઈ શકું કે નહીં તો કોઈ દાડો પ્રયત્ન કર્યો તે ઘરમાં બેહીને બોલો ના પડી ક્રિકેટ રમવા ના જઈશ તને ત્યાર પછી પણ તારે પાછળનું જોવાનું કઈ ના પાડી હતી તો કેવી રીતે તારે નથી જોતો સાથી તારી તારી મરજીથી અરુણભાઈ આ તમારો ભાણિયો ગભરાય શું એમ શું શરમ બાપરું જવાની હતી હે મીતા નથી જો મીતાની હાજરી તો નાખું તને મજા છે એટલે બહુ મજા છે શું આ કરવાની આપણે કહે ને આપણું મૂકીશું બહુ સાચવી આપણું આપણે અમેરિકામાં આવ્યા દાદા કે છે એટલે આ ભલે ભારતમાંથી આવ્યા છો અહીંયા પણ આ સોફિસ્ટિકેટેડ જીવન એટિકેટ વાળું તો દાદા એ તો અમને બહુ ઝાટક્યા છે એટિકેટના ભૂતા એટલે અહીંયા બહાર આ લોકો જોડે કામ કરવું તો રાખવું જ પડશે નહીં રાખો તો માર શું કરશો તમે ચાલશે જ નહીં પરંતુ ભૂલી તો ના જવાય ને ઘર આવીને પાછા ભૂલાય તો નહીં જ એટીકેટના ભૂતા કે છે ભૂતો એમાં એમાં જીવતા આયા અને એ જીવમાં નીકળાતા જ નથી પડઘામાંથી એક એક ઓછો ખાય છે ઓછા પણ પડર કેટલા બધા આવ્યા કવિરાજ આપણો સહજ માર્ગ સહજ પુરુષ મળ્યા સંઘ સહજ સ્વરૂપે થયો કોઈએ એમાં માથાકૂટ કોઈ પ્રયત્ન નથી સંઘ થવામાં દાદા ભગવાન ખેસીભાઈ ખોરવા નતા ગયા ખેસીભાઈ તો માદા પડ્યા હતા ઉઠાડું નતું કમળી થઈ ગયેલી ત્યાં કવિ રાતના ઘરમાં ગયા હતા પછી એમને જ્ઞાન આપ્યા પછી ઘરે તો વાલજીભાઈ લઈ ગયેલા તો વાલજીભાઈ કે છે દાદા અને પેલા એમના બાપ એમના બાપા આયા ખિસ્સીભાઈના અને વાલજીભાઈ તો બધા જાણે એમને પ્રતિષ્ઠિત કુટુંબ તો કે જ્ઞાની પુરુષ છે એમ મને લઈ જાઓ ને બાપા આયા કવિરામને ઘેર બધા બેઠા હતા અમે સાથે દાદા સાથે તે કે છે આવું એમ પછી એટલા બધા વિલય મારા ખેસીભાઈના ફાધર અને એ શ્રીમદના પાક્કા હમ્પીમાં હમ્પી હમ તેમાં એમને કહ્યું વિનય કર્યો બધું કર્યું કે દાદા મારા દીકરાને કમળામાંથી કમળી થઈ ગઈ છે અને આપ તો સત્પુરુષ છો મારે ગમે તેમ કરીને અહીંયા લાવવો જોઈએ આપના આશીર્વાદ માટે પણ એને ઉઠાતો નથી એટલે મારાથી ના કહેવાય એકદમ ચરણ પકડી રહે છે કારણ કે શ્રીમદનું બહુ એમને લઘુરાજ સ્વામી ત્યાર પછી પેલા હમ્પીવાળા હતા તમને લોકો ખબર નહીં હોય અહીંયા આગળ લંડનમાં બેઠા બેઠા હમ્પી ખ્યાલ હોય તો દિલીપભાઈ વ્યવહાર વ્યવહાર ખોટો કોઈ દાડો હોઈ શકે વ્યવહાર ક્યારેય પણ ખોટો આવી શકે વ્યવહાર ખોટો પડે ભગવાન ખોટા પડી જાય સાહેબ તો પણ એ જ વ્યવહાર સમજવાનો ને તો પછી આ શરીર લઈને ફર્યા કરીએ જ વ્યવહારનો એટલે પેલી હિમ હુમાં હેમાં આમ જોયા કરે છે અંદર જોડે શરીર લઈને ફરિયાદ કરીએ છે ને વ્યવહારનો કોઈ રોકે છે આપણને વ્યવહાર સમજવા માટે પણ સમાજ થી વ્યવહાર છે એમાં જ રહ્યા કરે આપણે સમાજથી છે એટલું જ શું અરુણભાઈ આવું કરે છે એ પણ એમાં જ કોઈ નથી કે કેટલી પકડો લોક સંજ્ઞાથી મુક્ત થયા જ્ઞાનીની સંજ્ઞા મળી અને જ્ઞાનીની સંજ્ઞા ઓહો સંજ્ઞામાંથી તો સ્વાદ આવ્યો અનુભવ થયો બધું ફૂટ્યું છે બધું ઘણું બધું થયું છે પરંતુ બરોબર છે પણ ના મને સમજાય છે હવે એ સમજાય છે શબ્દ જે છે ને એ અંદર તો રહ્યા જ કરવાનો બધાએ પરંતુ અંદર એવી રીતે છે કે વગર બોલે પણ અંદર ચાલ્યા કરે છે અને બોલાતું રહે છે અંદર પાછો સમજણ ને શબ્દ નથી હોતો શું કહ્યું તમને વાત સમજાય છે આ પદ બોલ્યું બોલ્યા આપણે કવિ આપતું પેલું અવતારોના જન્મ પુનમે તમે જોયું કે નહીં શબ્દ તમે આ વાણીનું વાક્ય કરો છો કે જગત સુખી થઈ જાય વાણી ટેપ રેકોર્ડ છે પણ લાગવું જોઈએ આપણે કોણ ઓછો કઈ કેમ બેસી રહ્યા છીએ આપણે દાદાએ પચીસ પચીસ કેટલા વર્ષ સુધી કેટલા બધા હાથે રહ્યા ત્રીસ ત્રીસ વર્ષ અને અમેરિકામાં પાંચ વખત આવ્યા પણ તમને બહુ જશ આપ્યો અમેરિકાને પોતે જશ નથી અમેરિકાને બહુ જશ આપ્યો મુકુલ હમ હોય પેલી હશે સમજવા જેવું પહેલાં જીવન આમ સરકતું જાય છે દાદાએ કોઈ વ્યવહારને કોઈનો રોક્યો ખરો પૂરતો એને એફિશિયન્ટ ફ્રી ફ્લો વાળો કરી આપ્યો ત્યારે ફ્રી ફ્લો રહ્યો નહીં તો જે આટલા વર્ષો પછી અમે વ્યવહારમાં હતા કેટલી બધી રીતે તે અમે જાતે નથી પડ્યા આવી પડેલો આવી પડેલો પરંતુ એ વ્યવહાર વ્યવહાર વ્યવહારમાં વ્યવહાર વ્યવહારમાં હતો અમે એમાં નહોતા અને છત્ર સાહેબને એટલી કામ કરી છે સાહેબની ગજબની એ તો આ શરીરનું ગજબની જંગલમાં સસલું ફરવા નીકળે એવી હાલત હતી આની જેવી જેવી જગ્યાએ રહ્યા છીએ દાદાની શક્તિ રક્ષણ મળ્યું છે અમારા રણછોડભાઈ સાહેબ આટલા મોટા વિચારક એવી છે વિચારક અને એમને એક સ્કૂલ બનાવી હતી એમને મંડાળાવાળા કાયમ રણના એમનું સાસરી બધું ખરું ત્યાં અને એક વખત એમ એ ચાલુ કરી હતી એમને એમને એજ્યુકેશનનો બહુ શોખ તે વખત મારે જવાનું થાય અમારે કલાક કલાક બેસીએ એક વખત એ કહે અમને કે કનુભાઈ હું સવારના પણ ચાર વાગે ઉઠીને ફરવા નીકળી જાઉં અને જે ફરું આટલી મારી જિંદગી ગઈ આખી બહુ પ્રખર સદપુરુષ ચોખ્ખા બહુ પ્યોર અને બહુ વિચારક જબરજસ્ત છેલ્લે તો કૃષ્ણમૂર્તિ હતા વધારે પણ કોઈ બાકી નથી રહ્યા અને કે છે કે હું જ્યારે ફરું ત્યારે મને પાછળ મારો એક અનુભવ રહ્યા કર્યો છે કે હું જે ફરતો રહું આટલું બધું મારું વાંચન આ વિચાર બધું કયું જિંદગી જ એમાં આખી આખી સેવામાં છતાં મારી પાછળ કોક મને રક્ષણમાં ફરી રહ્યું છે મારી જોડે આવું એનો અનુભવ મને વર્ણન કર્યો મારી પાછળ આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ તો બહુ સાંભળ્યો અને એને બચાવવા માટે આખી નદી ઓરંગીને લઈ ગયા તો રક્ષણ કર્યું બતા ચિત્ર બધું ગમે છે આપણને બધું દોરી નારાયણભાઈ એ રક્ષણ આ આજ્ઞા એ જ રક્ષણ છે આપણું હજુ સમજાય તો ઉતરો એના ઉમદા બરાબર શબ્દો એટલા સાદા છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આમાં કયો શબ્દ અઘરો છે અને શુદ્ધાત્મા એ શબ્દથી થયો શબ્દથી થયો શબ્દથી મુક્ત થયેલો અને પરંતુ હવે આ રહ્યો કરું કે વ્યવહાર દ્રષ્ટિથી કયો છું વ્યવહાર દ્રષ્ટિથી પહેલા હું કરું તો ઉડાડી આપે છે તને અને તને તને હું બનાવી દીધો છે તો આખી રીતે ફિટ કરી આપ્યો છે આ વ્યવહાર દ્રષ્ટિનો કનુ છે તો આ વ્યવહાર દ્રષ્ટિનો છે એને જીવી જઈ અને કનુનો બધો ખજાનો ખાલી થઈ જાય જીવી જતું બધો વ્યવહાર અલ્પો કરી નાખ ખાલી કરી નાખ હવે આમાં વ્યવહાર દ્રષ્ટિ કનુ પૈસામાં શું અઘરું મૂક્યું હા પણ હવે તું બહુ માનતો હતો હું કરું છું ના ના કરું આમ કરું તેમ કરું ફલાણું તો એ નથી આવી રહ્યું અમે આ તેને કહીએ છીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે તારો બધો વ્યવહારનો જે છે એ બધું કરવા પણ વ્યવસ્થિત શક્તિ ના છે પણ તને તારો વ્યવહાર ખાલી કરવાનો ને એટલે તું ફાઇલોનો સંભાવ આ બધો વ્યવહારનો નિકાલ કરી નાખજે ચોપડો ચોખ્ખો કરી નાખજે વ્યવહારનો હવે આ તો હમણાં વાત કરીએ છીએ પણ એવું કઈ દાદા બોલ્યા અધ્યાર નથી આ બધું કઈ આપણે દરેકે પોતપોતે પોતાના મનમાં છે કે આટલું ના સમજાય આપણને હું તો ગમે તે વ્યવહાર ચિત્રામણો થઈ ગઈ ચાલો ચિત્રામણો એટલું તો સમજવું જ પડશે કે આ આપણાથી ચિત્રેલો કેટલો ભાગ છે ને આ ઉદયમાં આવેલો ચિત્રેલો કેટલો ભાગ છે બેનો જેટલો પડવો જ પડશે ઉદય બોલે તો કોઈને સમજાય નહીં કોને મજવાનું ઉદય ઉદય પરિણામ તો બધાને હોય મહાવીર નહીં હતા મહાવીર ભગવાન બધાને રહેણા કોઈને છોડે નહીં હતો પણ મહાત્મા કેવી રીતે હોય શકે એમાં મહાત્મા હોય જ કેવી રીતે ઉદય પરિણામોમાં પોતે પોતાના જ પરિણામમાં હોય તો ના હોય શકે છે ખરું બધાને રહે છે નથી રહેતું નથી પણ એનો સ્વાદ આપવો સ્પષ્ટ કે હા ને હું છું જો તો નોખું પડ્યું છે અમુક અમુક દ્રષ્ટિથી પડે એવું નથી બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે બધા લાગે દાદા સમજી બેસે છું હું તું તને મને સમજવા માટે મેં તને આ સત્સંગ ને બધું નથી કર્યું તને જ્ઞાન નથી આપ્યું તને તું સમજવું એટલા માટે આપ્યું હા આ વાત બહુ ઊંચી પડશે આજ્ઞા ધર્મની સમજવી જોઈએ પડશે આપણને આરામ કરો આપતો પુત્રનો થોડો ચાલો લાવો લાવો ચાલો આજે મેં કહ્યું છે તો કોઈને જરા પણ દુઃખ થયું હોય તો હું મારા દિલથી દિલના ઊંડાણોમાંથી મન વાણીને કાયાના પૂરા વ્યવહાર સાથે હું માફી માંગુ છું આ કોઈ મારે આપણે વ્યક્તિગત આ વ્યક્તિગત વાતો નથી આપણા બધાને સ્પર્શે કોઈને ના સ્પર્શે એવું નથી દરેકે પોતે પોતાને સંભાળવાનું અમે તાર ધંધો માણેલો કરવું તું ને હું બસ બીજું કંઈ આટલા આટલા છવ્વીસ વર્ષ દાદા ભગવાન પછી અમારે ફરવાનું થયું છવ્વીસ સત્યાવીસ વર્ષ થવા આવશે આજે આજે પચાસ દાડા ફરીને સીધા અહીંયા આવ્યા છે આટલા દાડા અહીંયા નીકળ્યા ત્યાં પાંચ દાડા છ દાડા પછી અહીંયા જે બે ત્રણ દાડા ચાર દાડા ગયા કેટલા ત્રણ દિવસ ત્રણ દિવસ અને હજુ બીજા પાંચ છ દિવસ છે પણ બે દાડા મંદિર પર જશે તો આપ જો થોડીક અનુજ્ઞા અને સંમતિ આપો તો આવતા કાલનો ને પરમ દિવસનો જે રાખ્યો હતો એની જગ્યાએ આપતા કરશે જગ્યા નક્કી કરજો મગનભાઈ તમે થઈ ગયું તો આપતા અહીં આવ્યા છે છેક ભગતથી આવ્યા છે આજે ક્યાંય કોઈ બેસી નથી રહેતું ત્યાં બધા આપતા પુત્રો દરેક પોતપોતાનું ગોઠવણી કરી ભારતના ખૂણે ખૂણે પહોંચે છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોર્નરમાં જાય છે આવે તો બધી બોલો હજુ નોર્થ ઇસ્ટમાં નથી ગયા લાગતા જશે ધીમે ધીમે આસામ ને પેલી પણ બહુ ગયા છે બહુ એમને ખૂબ કામ કર્યું છે એમાં સુરત જિલ્લાનું કલ્યાણ કરી નાખ્યું સુરતને બારડોલીને નવસારી નહીં એ બધો છે તો અહીંયા છે ત્યાંથી અહીંયા આવે છે એમનો વધારે લાભ લો બે દિવસ અને બાકીના દિવસો જે છે તે અહીંયા રહેવાનો હોય તે પ્રમાણે એટલું કરજો અને કાંતિ આનંદજી મહેન્દ્રજી અમે આપને વિનંતી કરીએ કે તમે બે એક સાથે હો એ જે આપ જ આપણે ગોઠવણી તો આપણે સંઘે કરવી પડે કે એમને આમને આમ આમને આમ કરી કરો અને પછી આમ ધીમે ધીમે આવે ને તો ડબલ લાભ મળે બે ત્રણનો ગોઠવણી કરજો તમે આપ જે દિવસ હોય તો આ કાલે ને પરમ દિવસે હવે પોતે સાહેબ તમને જાહેર કરશે તો મને આજે થોડું શરીર આરામ માગે છે તો તમારી સંમતિ છે બધા બસ તો લાવો શું જે બે લાવો લઈ લો જલ્દી ક્યાં ગુલાવો પ્રજ્ઞાતાજી મેં આ તમે વાત કરી એમાંથી બે પ્રશ્નો આવ્યા છે મારા મનમાં બોલો એક પ્રશ્ન એવો આવ્યો કે આપણે કીધું વ્યવહાર વ્યવહારમાં હતો અમે ન હતા એવું મેં સાંભળ્યું વ્યવહાર વ્યવહારમાં હતો અમે નતા હા એ તો મારા કનુભાઈ માટે ના એટલે સમજવું હતું દાદા એટલે કનુભાઈ હું શુદ્ધ પછી come what may from within કે બહારથી કોઈ પણ ચીજ આવે પણ છતાં બધા જોડે રહ્યા છતાં પણ એ ચીજને અમને અંદર બેસવા નથી દીધી આવ્યું તો પાર વગરનું આવી ગયું છે તમે થોડી સમજણ પડે છે અમે શું કહેવા માંગીએ છીએ હવે ઘણી કેટલી વખત આપને કહ્યું કે માર બાબુ વર્ધમાન સ્વામી સાડા બાર વર્ષ સુધી પરંતુ એ વર્ધમાન સ્વામી હતા એમનું મન હતું પણ આજે આપણા મન એવા શું કરીશું શું મન મનની તાકાતો કેટલી છે આપણા મનની સમજી લેજો શું વાણીમાં બર છે સમજી લેજો ચાલો એટલા માટે એટલે નિશ્ચય નિર્ણય નિશ્ચય કામ કરે છે અને નિશ્ચય શબ્દ મુખ્ય છે વ્યવહાર શું કે નિશ્ચય શું પણ નિશ્ચય નિશ્ચય સ્વરૂપ નથી હોતો તે સુધી ભવાની બંધ થતી જ નથી એટલે જન્મ મરણના ચક્રાઓને એમાં પણ એમાંથી મુક્ત થયા મુક્ત થયા એટલે વ્યવહાર છૂટો થયો આપણે છૂટો થયેલો આપણાથી રહ્યા કરે તો બહુ સારી વાત છે કે નહીં એ જ વાત છે આ કાયા કઈ એવી નથી એટલું હતી આ વસ્તુ બની પરંતુ એ બળથી જ અને પ્રેમ મહાત્મા એમાં ના નહીં મને ચોખ્ખું પ્રકૃતિ પ્રકૃતિ હોય પ્રકૃતિનો કોઈ દાદા એ બાધા જ નથી કર્યો વ્યવહાર સમજ્યું ને એટલે બધાને એક જ વસ્તુ આપી છે દાદાએ કોઈને આ કુદ કરતું કશું જ નથી કર્યું કોઈને આ વાત બહુ સમજવાની છે આટલા બધા શરીર અને દાદાને કહે છે કે મારી જે કંઈ ઈચ્છા હોય તો આ જ છે કે આ આવું વિજ્ઞાન ખુલ્લું થયું છે આવું આ જ્ઞાન ખુલ્લું થયું છે એનો પ્રકાશ વિશ્વને ખૂણે ખૂણે પહોંચાડવો જોઈએ પહોંચાડવો કે પહોંચવો જે હશે તે શબ્દો દાદા સમજે પહોંચવું જોઈએ પૂછે શરીરથી હાજર હોવું પડે પાછું સીધી વાત છે સાહેબ આમાં કયું અઘરું છે આપણે આટલા બધા કરીને અહીંયા કેટલા ભણીના આપણે બ્રેઇન શું બધું શું જે સામાન્ય માણસો ભારતમાં ગજા નથી એટલે આવી શકતા નથી અહીંયા અને આપણે આવીને મજા કરીએ આટલું બધું લીધું આ વાત ના પકડાય કેમ આયા જ કરે છે તો જૂન ઉપર જ છે જૂન જૂન કે ગમે તે આયા જ કરે છે તો હવે વિશ્વ આખું રિસર્ચ સેન્ટર એના પર નીકળ્યું હા અને રાજે નિમિત્ત બની ગયા તમારા સામાન્ય બધા માટે વાત નથી આપણે જે થોડા ઘણા છે એની વાત છે આ તો બધી આનંદમાં જ છે બધા તમને કહી દઉં કહી દઉં મહાત્મા બધા મજા કરે છે અહીંયા શું ભારત શું બધે ભારતમાં પૂછો આપતો પુત્રો બહુ મજામાં પરંતુ આફ્ટર ઓલ શું કહેવા માંગો છો મને વિશ્વ એ રીતે સમજાયું કે આ વિશ્વના ખૂણે ખૂણે દાદાની વાત વિશ્વના ખૂણે ખૂણે એટલે એનો આપણે લિટરલી અર્થ નથી લેવાનો લિટરલી અર્થ ના લેવાય એટલે બધા માધ્યમો જે થાય પણ એમાં કોઈ ટપાલી હશે તો પહોંચશે એમ એમ પહોંચે હવે કવિરાજ એ કે છે ધન્વંતરી અત્યારે બહુ આરામમાં છે બધા ચૂપ ચૂપ છે હમણાં ધન્વંતરી ચૂપ છે હમણાં છે હમણાં છે જરાય નિમિત્ત એક નાના નાનો ટપાલી હોય તે નિમિત્ત તો મને કે નહીં તેનું જે ભાગે આવ્યું છે ચાલવાનું એ જોવાનું નથી પણ એ આપણને સમજવું જોઈએ ને દરેક પોતાની હોય તો ખરું ને કઈ નું કઈ એ રીતે વાત છે પણ બધાનું કામ નથી આ એમાં જે કંઈ ઇન્વોલ્વ થાય તે પણ ડેડિકેશન જોઈશે કમિશનિંગ જોઈશે આપણે દાદાએ કહ્યું પેલા તમે લોકો અમેરિકામાં મોટા થયા ઉંમરવાળા થયા રિટાયર્ડ થાવ ને તો ત્યાં સુરત જેમ બેસજો તમારા માટે સોસાયટી દાદા શું પડી હતી તમને વિતરાક સોસાયટી કરી શું પડી હતી એમાં આપણે ભેજા ચાલ્યા પાસે થયું છે તો આજે એના પ્રતિક્રમણનું નામ આજે કેટલા પ્રતિક્રમણો માગે વિચાર તો કરો હું દાદા દાદા દાદા કરું એમ બરોબર પ્રતિક્રમણો બહુ જરૂર છે પોતાના ચોખ્ખા થવા માટે છૂટકો જ નથી નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું તો નિર્ણય નિશ્ચયથી હું કનુભાઈ આજ્ઞા દિન છું એ નહીં ખરું એટલું જ પણ એટલું શબ્દ ઉડી ગયા મૂક્યા નથી એટલે તમે કહીએ છે ખરા શુદ્ધ આત્મા કનુભાઈ ત્રેસઠ ની વ્યવહાર એમાં શું કહીએ અમારો એક એક દ્રષ્ટાંત આપીએ થઈ જશો શું બોલો છો કોઈને બધા કરવાય નહીં અમારાથી અમને બધા નથી જોવા છવ્વીસ વર્ષ તમારી જો અઠ્યાવીસ વર્ષથી ફરીએ છીએ ને એ કોઈ બધા લગભગ બધા સાથે નહીં સમજાયું તો શું પૂછવા માંગો છો વ્યવહાર ના તમે વાત કરી દીધી હવે નિશ્ચય નિર્ણય ની જે વાત કરી ને આ આજ્ઞાનો નિશ્ચય કાચો પડે છે સાહેબ નિશ્ચય મુખ્ય છે અને અનિશ્ચય મોટા મોટો નો અંતરાય છે આ શ્રીમદના વચનો બહુ પવિત્ર છે જો મોટા મોટો અંતરાય નડતો હોય તો અનિશ્ચય અને માનનું માની પણ બે મહાશત્રુ પરંતુ મહામિત્ર થઈ પડ્યો છે શું કહ્યું જે આ શરીર આપણે મુક્ત થયું તે મહામિત્ર બન્યું એ જગ્યાએ કઈ જાતનું કેટલો સુંદર મિત્ર ધર્મ બજાવવું આપણા હાથમાં આવ્યું મુક્તિ પામેલું ને તો આત્મા મુક્તિ નથી પામતો વ્યવહાર મુક્તિ પામે છે મોક્ષ આત્માનો નથી થતો વ્યવહારનો થાય છે પરંતુ જવાબ પહેલો આપી દીધો સાહેબ જવાબ આપ્યો હાથમાં હવે તમારું બધું રીત પૂરું કઈ લખો રીત આવે હું તો રીત પૂરી કરીને આવ્યો તો તમને આખું મારું આખું બધું આપી દીધું તમને અને અવતારોને પૂરું કરવા આવ્યા છે હવે એ તો બહુ વાત સમજવી પડશે આજે મારાથી આ વાત કરી કે મને પણ દુઃખ લાગે નહીં હોવું જોઈએ મારા માટે અને હું આપના બધાની દિલથી માફી માગું છું જો કોઈને પણ વ્યક્તિ સ્વરૂપે કોઈને દુઃખ પહોંચે એવું લાગતું હોય તો મને માફ કરજો અને ઉગાડું જો થાય તો એનો જો કંઈ નથી સમજાયું ને આમાં શર્મા શરમીનું ના રાખશો એ આપણને જ આપણને નડ્યા કરશે હું તો તમને કહું ચોખ્ખું આમાં શર્મા શરમી રાખવા જેવી હોય ભાઈ આ પ્રભુ દા બરોબર ચાલો દાદાજી આ બહુ ઉપકારી છે દાદા આપણે મહાત્માઓ બધા એકબીજાને એકબીજાનો ઉપકારી થઈ જ કરે છે એમાં તો નહીં એમાં કઈ જરાય ખોટું નથી પરંતુ આપણે વાત સમજી અને સત્સંગમાં બહુ લાભ લઈએ પૂરો પૂરો લાભ લો અને આપતો પુત્ર છે એમનો આવેલા થોડા બાકી દિવસો છે ને આપણા મંદિર શનિ રવિ સિવાયના તે તો બધા ભેગા થઈશું આપણે બાકી જો હા મારા આશીર્વાદ છે બધાને ખૂબ અને તમારા બધા આશીર્વાદનો હું ઈચ્છુક છું મને બધા પોતાનો આશીર્વાદ આપજો અને તમારા સેવક તરીકે હું સદાય અંતરથી રહેલો છું દિલથી હંમેશા રહેલો છું મારા માટે મહાત્માઓ એટલે એમના ચરણમાં જ મારું સ્થાન હોય અને આપતા પુત્રો તો બધા પરમબીને મળે સમજાયું ચાલો જય સચિદાન મહાત્માઓ લગભગ પોણા ત્રણસો ત્રણસો વર્ષમાં આનંદજી સાહેબ થઈ ગયા આ શ્રીમદજીના બહુ સુંદર વચનો છે કે મહાવીર ભગવાન પછી આજે પચીસો છવ્વીસો વર્ષ જે છે એમાં જો ત્યાગ માર્ગમાં થયા તો બે સમર્થ પુરુષો થયા એ વિતરાગ સિદ્ધાંતમાં સમર્થ પુરુષો બે જ થયા છે હવે આટલો બધો વખત અને આટલા સમર્થ આચાર્ય બધા છે આખું જૈન શાસ્ત્ર ને બધું છે મુકુટભાઈ જરા પાછળ જોવા દો મને એમાં કુંકુંદાચાર્યજી લગભગ બે હજાર પ્લસ સંઘર્ષમાં થયા હતી દિગંબરમાં અને આ લગભગ ત્રણસો વર્ષમાં આનંદજી થયા આનંદજી સાહેબ સીતાંબરીમાં આ બે સમર્થ એ સિદ્ધાંત જ્ઞાન એટલું બધું પ્રબળ હતું કુંકુંદાચાર્યનું બિલકુલ એ હતું પ્રદર્શન આનંદગજી ઘણે ખરે કે છે એમનું વચનો છે થયા પણ વ્યવહારમાં આ શ્રીમદજી એ જ ક્રમમાં નીકળી આવ્યા વ્યવહારથી ઉત્તમ પુરુષ આ ગાંધીજી લખે છે કે ટોસ્ટોય રસ્કિંગ સામેથી પણ મને મળ્યું પણ ધર્મ મને શ્રીમદજી તરફથી મળ્યો અને ટોલસ્ટોય ને કરતા પણ મને મારા જીવનમાં જે મેં બહુ આધાર મને મળ્યો અને એને આખું જીવન એના પર ગયું તે રાયચંદજી કવિ કવિ કહેતા એમને કારણ કે શ્રીમદજી ગાંધીજીથી એ લગભગ બે એક વર્ષે નાના હશે લગભગ બે ત્રણ વર્ષે સમજાયું ને અને શ્રીમદજીના કાકા સસરા પ્રાણ જીવનદાસ ડોક્ટર અને ગાંધીજીને એમનો સંબંધ એ રીતે એમનો આખો સંબંધ આખો આ શ્રીમદ રાજચંદ્રજી વ્યવહારમાં થયા અને એમને પાંચ પચાસ કહ્યું તે જુઓ આ કેવી રીતે નીકળે છે આખું ઉદય જુઓ તમે એમનો એનું આખું એ જો એનું ગણિત કોઈને સમજાય ને કામ થઈ જાય તો ખ્યાલ આવે છે અને એ આનંદગંજી સાહેબ થયા ત્રણસો એક વર્ષ પહેલાં આ ઉપાધ્યાય યશો વિજયજી કરીને હતા તે જમાનાના અને પોતે એકદમ પ્રખ્યાત ને સાત વર્ષથી એમને શાસ્ત્ર જ્ઞાન ચૌદ વર્ષે બાર વર્ષે બહુ જબરજસ્ત હતું એ વ્યાખ્યાન કરે મહારાજ તરીકે તો બધા એ થઈ જાય અને આનંદગંજી તો અવધૂત હતા આપસવાવ મેરે અવધૂત સદા मगन में रहना એમ શું હતું સમજ્યું? અવધૂત હતા એ તો ગજબના હતા આ પછી જ્યારે સંઘ અને સંઘને પોષાયા નહીં સંઘથી પોતે જ મૂકીને ચાલી ગયા જંગલમાં પણ જંગલમાં રહી પણ લોકોનું એમને કર્યું ત્યાં સ્તવન ચોવીસ આયા પછી આયા છે છેલ્લા આયા સ્તવન જે કે ચોવીસ આખા જૈનોના શાસ્ત્રોનો સાર મૂકી દીધો એમને એક એક પદ સમજવા એટલે બહુ એ છે આખા હમ એમાં પછી આ યશોવીજી શોધતા હતા એમને જોયું તો એમ હવે જે ગાદી પર જે ગઈ ગાદી પર યશોવીજી આવે છે અને જેમને ખબર પડી ત્યારે એમને મૂકી અને તપાસ કરવા જાય છે અને યશોવીજી મળે છે અને એમની એમની સાથે રહે છે ને એમને શાસ્ત્ર જ્ઞાન બહુ હતું સ્થાનાંક સૂત્રનું પહેલી ગાથા પહેલા બોલવાનું કોઈ બોલવું તો એનો અર્થ કરવો તો પહેલી ગાથાના પહેલા બીજા ચરણના એના અર્થ છે આમ કરે આમ કરે આમ કરે આમ કરે તો જશોજીને લાગે અરે હું એક બે અર્થ કરું લોકો તો આફરીન થઈ જાય અને આપણે આટલા કરું છું અમને પેટનું પાણી આવતું નથી હો તો કે તમારે સમજવું છે આખો દાડો ને રાત એમને એ પ્રથમ સ્થાનક મારી કર્યું છે ગંભીર પરમાત્મા એમને મૂક્યો એમની આગળ તરત જ એ ચરણમાં પડી ગયા ત્યાં ત્યાં પછી એમને મુક્ત થઈને જાય છે એમને કૃપા લઈને ત્યાર પછી આ યશો વિજયજી આઠ યોગ દ્રષ્ટિ બતાવે છે યોગ દ્રષ્ટિ આઠ અધ્યાત્મની છે હા આ યોગીઓની નથી આપણા મહાત્માઓને આ વર્તે છે બધા સાહેબ તમને કહું આ વર્ણન વાંચો તમે તો આફીમ થઈ જાઓ મહાત્માઓ વર્તે છે પણ આપણને ખબર નથી પડતી કે શું વર્તે છે આ સમજવાની વાત છે સમજાયું હા બહુ અદભુત છે શ્રીમદજી બહુ વર્ણન કર્યું છે અંદર એટલે પણ હવે આજે આ શરીર થોડુંક આરામ ભાગ છે એટલે તો અમે બહુ સારું લીધું હોત હા સારું લીધું હોત તમારે બધાને ઈચ્છા હોય ઈચ્છા હોય તો એક છેલ્લું શ્રીમદજીનું બતાવી દઉં નીચેનું પુસ્તક આપણે દાદાનો પહેલા પહેલા દાદાને જોઈ લઈએ એક થોડીક વાર પાંચ દસ એમના સૂત્રો જોઈ લઈએ આપણે જુઓ આપતા સૂત્ર છે જૈનોના પિસ્તાલી આગમોમાં આવી ગયા છે અદભુત છે દરેક મહાત્માઓને કેટલા મહાત્માઓને આપણે જૂના મહાત્મા પૂછજો કોઈને જરા પઝલ આવ્યો હોય ને અને આપતા પુત્રની જયારે આવ્યું ત્યારથી એ ખોલ્યું હોય ને એ જ પાણી નીકળ્યું એમને સોલ્યુશન મળ્યું બોલો કેટલા લોકોનો અનુભવ છે એમાં આ તો સૂત્ર આવ્યું છે જો હું તમને કહું કે કેસીભાઈ સાહેબ નિમિત્ત બન્યા હતા અને પરમાત્મા પછી શાહ એને તો ફર્સ્ટ ક્લાસ રીતે બનાવ્યું આ એમાં કડીકાળનું આગમ આપતસૂત્ર લક્ષ્ય વિધિ સત્સાધન ઠીક છે પછી મંગલાચરણ કવિરાજનું તદ્દગુત છે બધા આપતર છે સદગુરુ વગેરે અને અહીંયા આગળ પહેલું પાનું આવે છે જે શ્રીમદના પુસ્તકો પર છે પહેલા પાને કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો અને આત્મા જાણ્યો તો પછી તું મારું પુસ્તક ખોલીશ નહીં મારે તો બહુ માથાકૂટ થઈ છે મને બધી ખોલવાની જરૂર જ નથી આત્મા જાણ્યો હવે આપણી પાસે આત્મા આત્મા આપ્યો છે દાદાએ એટલે અહીંયા આગળ દાદા ભગવાને ઉકાવડાયું મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે એ સકળ સૂત્રની ચાલી છે આ કુચી જેને હાથ લાગી ગઈ તેને કશાત સૂત્ર વાંચવાની જરૂર નથી છતાંય પછી તારે સમજવું તારો જ વ્યવહાર તને સમજવો હોય તું ખોલતું પછી આગળ આગળ ખોલે છતાં આખું રીતે નહીં જવું જોઈએ જવાની નહીં જરૂર પડે છેલ્લા હું દસ છે ને હું વાંચું છું જોજો પહેલું જ તારે જો મોક્ષ પંથ પર વિચારવું હોય તો તારે કંઈ જ કરવાનું નથી ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાનું છે આમાં શું છે નામજન પડે ઓય સુદાન સીપીએ આટલી ગભરાય હા ને તું આવો ગભરાય આપેલું છે આમાં સમજણ પડી ગઈ બધાને કરો બીજું સંસાર વ્યવહાર ક્રિયાત્મક છે અને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક છે એક ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં આ સમજાય વાત નથી કેટલી આપણી ભાંજગળ હતી અને છોડાઈ દીધા નારાયણભાઈ આખો દાડો હવા બધું શરીર કરે છે હું છોડાયા છે ધીમે ધીમે સમજાશે તો કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં જુદા જ હોય જુદા હતા જુદા છે જુદા જ રહેશે ત્રીજું મોક્ષ જવું હોય તો ખાલી વિતરાગોની વાત સમજો વિતરાગો શું કહેવા માંગે છે એટલું સમજો એમ જ કહેવા માંગે છે બીજું કશું જ નથી કહેવા માંગતા દિલભાઈ આગળ અણસમજણથી સંસાર ને સમજણથી સંસારનો વિનાશ શું કે છે જ્ઞાની પુરુષ બધી જ જાતની સમજણ આપી દે તે પછી શાસ્ત્રો વાંચવા ના પડે સમજણ ઉપર જ્ઞાનની માતા કોણ સમજ જ્ઞાનની માતા કોણ સમજ એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય જ્ઞાની પાસે સમજો આગળ જ્ઞાન જાણવાનું નહીં એવો પ્રશ્ન કરે છે કશું જ જાણવાનું નહીં કે છે ખાલી સમજવાનું જ છે હું તમને કહું છું તે સમજો એટલે બહુ થઈ ગયું ખાલી સમજ જ જ્ઞાનમાં પરિણામ પામશે આ રિસર્ચ સેન્ટરમાં અન્ડરસ્ટેન્ડ શબ્દ પર કેટલો ભાર મુકાય છે હરીશજી અન્ડરસ્ટેન્ડ સુરેશજી આગળ પૂર્ણ સમજ એ કેવળ દર્શન કહેવાય અને વર્તનમાં આવે એ કેવળ જ્ઞાન કહેવાય કેવળ જ્ઞાન પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન શરૂઆત છે બિગિનિંગ છે સમજ એ કેવળ જ્ઞાનની બિગિનિંગ છે સમજ કેટલું આટલે જ આપણે કહ્યું કે આજ્ઞા ધર્મમાં કારણ કેવળ જ્ઞાન રહેલું છે આખા કારણો સેવાતા જ જાય છે જીવાતા જીવાતા આપણે બધાને આપણને સમજ પડે કે ના પડે દરેકને આ બની રહ્યું છે કારણ દેહનું સર્જન થતું જ રહ્યું છે શું અને એ સર્જન બધું જ કરતાવા વગરનું થયેલું છે થયા કરે છે આપણને એ બહુ મોટી વાત છે આગળ ક્રિયા લાખ અવતાર કરીશ તો એ કશું વળશે નહીં પરમ વિનયથી મોક્ષ છે પરમ વિનયથી સમજના દ્વાર ખુલી જાય છે અહંકાર ઓગરે તો જ પરમ વિનય ઉત્પન્ન થાય અહીંયા અહંકાર ઓગરે એટલે આપણને એ તો વ્યવહારમાં છે પણ આપણા માટે ડિસ્ચાર્જ અહંકારની વાત છે એટલે કે નોર્મલ થતું જતું જાય એમ કે છે એટલે ચૂક વ્યવહાર ચોખ્ખો થતો જતો જાય એટલે આ શરૂઆતના જ આ છે ને બધા પછી જ આખું સૂત્ર છે બધું પૃથ્વીનું છે આખું દાદાના આટલા થયા તે અને શ્રીમદનું તમારે વાંચીશું તો આપણી પાસે શું દશા છે કેટલી ઊંચી એ હું સમજાવવા માગું છું તમને તો આ શ્રીમદ એમની માથાકૂટ છે જબરજસ્ત પરંતુ આગલા ભાવોનું બધું લઈને આવેલા છે અને પાર્શિયલી જૈનને પાર્શિયલી વેદાંતિ બે રીતે પાછા એટલે હરિનું બહુ ગાણા એમને ગુણ ગાયા છે હરિ હરિ હરિ પર જ છોડી દીધું છે સમજે દિલીપભાઈ હરિ પર જ છોડ્યું છે બધું હરિ છે શું અને પછી એમને વિતરાગતાનું બધું ખુલ્લું થાય છે એમાં એમને અંદર બધું બથામણ પુષ્કળ થઈ હતી એ મથામણમાંનું એક તમને બે થોડુંક વાંચી સંભળાવું છું એને આભ્યંતર અવલોકન કે છે શું કહ્યું એટલે અભિયંતર અંદર અંદર આપણે ચાલે તે આપણું ઇન્ટ્રોસ્પેક્શન કે શું કહેવાય તે એ આખું એમની એમાં છેલ્લા વર્ષ પછી આવે છે એ બધું ઉપદેશ ને બધું જુદું પણ અભ્યંકર કરવાનું એમનું પોતાનું હાથનું લખેલું હતું ને એમાં આ લોકોએ પછી છાપ્યું છે અહીંયા આગળ તે અભ્યંતર પરિણામ અવલોકન એની હાથ હાથ નોંધો છે તે બધી હાથ નોંધો મળેલી એમાં એક કે બે હું તમને કહું છું જોજો વાંચી જઉં છું આપણે વાંધો નથી ભાઈ મગન ભાઈ તમે મને આટલો જરાક શરીરને જરાક આપવા માટે આપો છો તે બહુ તમારો મારો આભાર છે બધાનો અને તમારા બધાનો ઋણ છે મારા પર જો પેલી પેલું વાંચું છું પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિર્ગંથ પ્રવચન છે નિર્ગંથ એટલે વિતરાગ એટલે કે આ ક્રમ માર્ગની વાત ચાલે છે એટલે આપણે મહત્વ નથી એટલે મહાત્મા દશા સમજાશે તમને કમ્પેર કોન્ટ્રાસ્ટ કહું છું આવરણ બધા છે બધા આવૃત એમાં આવરણમાંથી એના સમા પ્રકાશિત કરી નીકળી જવું એ ક્રમાંક નો પુરુષાર્થ છે એ તો પણ એ કોઈને એ વ્યાવૃત શબ્દ સમજાયો નથી સાહેબ બહુ મુશ્કેલ છે বিরল পুরুষের মতো আনছি ಆಗ આ વ્યાવૃત કરવું છે ને એમાં એમને નીચે નોંધ મૂકી છે ફૂટનોટ ફૂટનોટ હું વાંચી જાઉં છું જે આવૃત્ત તમે પૂછ્યું ને એનો વિશેષ અર્થ લખું છું ફૂટનોટમાં છે હું વાંચી જાઉં છું ધ્યાનથી સાંભળજો ઓગણીસો સિત્યોતેર માં સંવત હા સંવત ઈસવીસન નહીં અમદાવાદથી પ્રસાદ મૂળ હસ્તાક્ષરની હાથ નોગમાં ન હોવાથી નીચે ફૂટનોટ આપી છે એ શું કે છે પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો રાજે સાંભળજે જગતના જેટલા પદાર્થો છે તેમાંથી ચક્ષુ ઇન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતા આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદી ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે માટે તેનાથી વ્યાવૃત કરવા નિર્ગ્રંથ કે છે આ ચક્ષુ આંખોનું ઓય તારે આંખો છે કે નહીં આખો જુઓ છે તું જોઉં છું બોલની Ask તમે મને બે એક દિવસ પહેલા પૂછ્યું હતું તમે આ બોલો બોલ જજો દાદા I really don't know because look at my Rajesh છે એમની રાજેશ જરા તો ઊંડો ઉતર છે ચાલ આગળ જવા દે મને અચ્છા આ ચાખોનું કહ્યું હા એટલે ચક્ષુ ઇન્દ્રિયથી દ્રશ્યમાન થતા એટલે એક જ અંધી રીતે એને પછી આગળ જઉં છું તો બે ઇન્દ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ જીવના નથી એ તો બધા બોલે છે ઇત્યાદિ વગેરે એ સમજી લેવાનું તમારે બધી ઇન્દ્રિયો એ ત્રણ ઇન્દ્રિયોની નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે તે પણ જીવના નથી ત્રણ ઇન્દ્રિયો સાથે પણ આ છેલ્લે બન બન બન ડિવોલ્યુશનનો પોર્શન બતાવે છે ચારણથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણેન્દ્રથી થઈ શકે છે એ પણ જીવનાર નથી ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ પાંચે ઇન્દ્રિય સહિત મનથી અથવા તે પાંચમાની એકાદ ઇન્દ્રિય સહિત મનથી અથવા તે ઇન્દ્રિયોના એકલા મનથી જેનો બોધ થાય છે તે એવા રૂપી પદાર્થો પણ જીવના નથી આ તો બધું બ્રહ્માસ્તર બતાવું છું આપણી વસ્તુ પ્રાપ્ત કરી સમજી લેજો પણ તેનાથી પર છે સ્થૂળ સંયોગો આમ તો બોલી નાખીએ જ આપણે એની પાછળ કેટલો વિસ્તાર થાય છે સાહેબ આ જગતના પદાર્થ માટે વિચાર કરતો તેમાં નહીં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ જીવના નથી અથવા તેનાથી પર છે જેવા કે કુટુંબ અને સગા સંબંધી મિત્ર શત્રુ આદિ મનુષ્ય વર્ગ બધો આખું મનુષ્ય નજીકના સગાથી માંડીને પછી આગળ નોકર ચાકર ગુલામ આદિ બીજો મનુષ્ય હોય છે ના સમજ સમજ પડે ના પડે આપણને શું આપણે ત્યાં આપણે ભલે રાજા નથી પણ શું આપણને કામ કરનાર નથી આવતા ધર્મ પછી પશુ પક્ષી આદિ તિર્યન છે નારકી દેવતા આદિ નારકી દેવ નારકી ઉપર બંને દેવતા વગેરે પાંચ જાતના એકંદ્રિય ઘર જમીન ક્ષેત્રાદી ગામ ગરાસાદી તથા પર્વતાદી પણ આટલું બધું તો આપણને હોય નહીં ઘર જમીન ક્ષેત્રાદી ગામ ગરાસા ઓ હરીશ અને પર્વતાદી પાછા પણ આજે તો સ્પેસાદી છે પછી નદી નદી તલાવ કુવા ભાવ સમુદ્ર આદિ બધું જ લે છે માણસો નદી તરફ પછી હરેક પ્રકારના કારખાના આવી હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદી જે અતિ નજીકના અથવા જે પોતાની ઉપર થયા એ પણ આવી ગયા બધાને એવું લાગે પછી એમ એમ બધાને વાત કરતા છેવટ પોતાનું શરીર છે કહેવામાં આવે તેના માટે વિચાર કરવામાં આવે છે તો પછી એમાં પેલું હું તો કાયા વચન અને મન એ ત્રણે યોગ અને એની ક્રિયા રાજેશ તું તો શ્રીમદ ભગત છું અલ્યા પાંચ ઇન્દ્રિયો વગેરે માથાના વાળથી પગના સુધી બધા બધા સ્થાનના ચામડી ખોપરી મગજમાં લોહી નાડી હાડ પાતું કપાળ કાન હાથ નાક બુક જીવા દાંત દાંત ગળું ઓઢ અને પછી ગરજ છાતી અને બધું બહુ લખ્યું છે ચાર લાઈનો આટલું મોટું કારખાનું નખ ઇત્યાદિ અનેક અવયવ અને એના યાને એના વિભાગો પાછા ઉપર બધા બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી છતાં પોતાનું માની બેઠો છે તે સુધારવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે માત્ર ને માત્ર તે સુધારવાથી બની શકવા યોગ્ય છે પ્રભુદા આ તો ત્રણ બાર ત્રંબાર તે ભૂલ સાથે થઈ છે અંદર પોતાને પ્રશ્ન કરે તે વિચારતા રાગ દ્વેષ ને અજ્ઞાન થી શું કહ્યું અજ્ઞાન ત્યારે તે રાગાદી ને કાઢવા અક્રમ માર્ગ તે સાથે નીકળે જ્ઞાન થી તે જ્ઞાન સી રીતે પ્રાપ્ત થાય પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી પછી આપણી પાસે હું રહે પછી લે પછી આપણે કોરા ધકડી તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો શું કરવું ત્યાં તેમની આજ્ઞા અનુસાર વર્તન કરવું પરમ કરુણાશીલ જેના દરેક પરમાણુમાં દયાનો ઝેરો વહેતો દયા તો તે ક્રમ માર્ગ છે એટલે લખ્યું છે કૃપા કહેવાય એવા નિષ્ઠ નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થોનો વિચાર કરતા છતાં અનાદિકાળથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી તથાપી કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય પર આવી શકાય છે અનડિસાઇડેડ નિર્ણયથી બાપરે તથાપि કોઈ પણ ઔષધેથી આત્મા ભિન્ન છે એવા અનિર્ણય આવી શકાય છે અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે એટલે બહુ વિચારવામાં આવે બહુ વિચારો ગવેષણા એટલે અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે પણ થઈ શકે એમ સંભવ છે કારણ કે જેમ જેમ વિચારની શ્રેણીની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે વિચારની શ્રેણીની દ્રઢતા પકડ રાજેશ ગમે તેવો હોય પણ મારે એનો પક્ષપાત નથી જરાય હું રાજેશ નો પક્ષ લઉં તો ને મને પક્ષપાત થાય રાજેશ નો બોલ ને હું કે શું કેસ તું ને વિચાર આવે તો એનો પક્ષપાત એનો પક્ષ લઉં ને તું તો તમને અમારા રાજેશ બહુ વાતો થઈ છે બધા સંજોગો સંબંધો યથાશક્તિ વિચાર ધ્યાન તો પ્રતિ થાય છે કે દેહથી ભિન્નનો કોઈ પદાર્થ છે અને આ આવી રીતે કહ્યું હવે મહાત્મા વિચારી લો આપણી શું દખલા છે વિચારી લો ચાલો હવે આપણે એથી બધા એક બે ત્રણ કાઢીને ચોથું છેલ્લું હું વાંચી લઉં છું એમાં સહજ ઉપર છે કૃપાળુદેવે પોતાનો જે સહજતા હતી એમની પ્રખર વિચારક પુરુષ હતા એમની સહજ દશા હતી દશા પર પોતે જ પોતાના માટે લખે છે જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે એટલે એમને પોતાની નોંધ છે આ તો બધી એ તો પોતે પોતા માટે લખે છે જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે <coughs> તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે તેને કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેને વિસ્મૃતિ કરી નાખી છે તો મહાત્માઓને જન સંબંધી વિસ્મૃતિ રહ્યા કરે લો એક આપની સ્મૃતિ તે કંઈક પામ્યો પણ છે પણ પૂર્ણ પરમ મુમુક્ષુ છે એવું છે હસીલા છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે હમણાં જે આવરણ આવ્યા છે તે આવરણ તેને ખેદ નથી પરંતુ વસ્તુ ભાવમાં થતી મંદતાનો ખેદ છે હું શુદ્ધત્માં છું અને વ્યવહાર દ્રષ્ટિ છું એમાં મંદતા મને ક્યાં પોસાય એટલે કે પ્રમાદ આરસ અજાગૃતિ તે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને તેના આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે ઘણા થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો આકારનો ક્ષયક્ષમી પુરુષ છે આ ક્ષયક્ષમ શબ્દ બહુ ટેકનિકલ છે પરંતુ આકારમાં હોઈ શકે નહીં બહુ મોટો પુરુષાર્થ છે બહુ ભ્રાંતો ભ્રાંત પણ પુરુષાર્થ બહુ મોટો પુરુષાર્થ છે એ હોવો મુશ્કેલ છે જ્યારે આપણે તો ક્ષાયકતા મળી છે આપણે કોઈને શંકા છે કે હું શુદ્ધાત્મા છું બાબત મોટી ક્ષાયકતા થઈ પણ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું ને એમાં અદબત્તા છે નીકળી જવી જોઈએ આમ તેમને એમ કરતા સ્ટેબિલિટી આવી જવી જોઈએ કમ વોટ મે વ્યવહાર દ્રષ્ટિથી જ છું ધીમે ધીમે આવવું જ જોઈએ ધીમે ધીમે આવે એકદમ તો નહીં આવી શકે તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી તર્ક માટે ગર્વ નથી તેમથી માટે કોઈ પક્ષપાત પણ નથી તેમ છતાં કંઈ બહાર રાખવું પડશે તે તેના માટે ખેત છે એની લઘુતા બતાવે છે લઘુત્તમ તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગ વાળો છે તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી તીક્ષ્ણ ઉપયોગ સમજો આપણે શુદ્ધ ઉપયોગ જેને કહીએ છીએ શુદ્ધ ઉપયોગ શુક્લ ધ્યાન છે પદ્મ આપણે ધર્મ ધ્યાન સાથેનું પાછું પદ્મલેશિયા અને શુક્લલેશિયા અમને પેલું પદ નહોતું ગયું આવું કઈ રીતે બની શકે કંડારી શકે આપણે બધા મંદિર દરેક દરેકમાં કંડારી ગઈ છે બોલો હવે આગળ એ બધા આવે છે પછી કે છે એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો પુત્ર પોતાનો જ કે છે એક વાર તે પોતાના સ્વભુવનમાં બેઠો હતો જગતમાં કોણ સુખી છે તે જોતો ખરો પછી આપણે આપણો વિચાર કરીએ પોતે પોતા લખે છે હું મારી અડધા ચશ્મા પહેરેલું લઉં તમારે લોકો જોવાય તમે જોયા વગર મજા નથી એમ આ વાત હું કરું છું આપણે બધાને આપણને બધા લાગતું હશે કે આપણે બેઠા છે હું આપને કહું છું પણ આ કનુભાઈને જ રાખ્યો છે મેં ફોકસમાં બીજો કોઈને નથી રાખ્યો ડૉક્ટર ઓલવેઝ સર આમને પૂછો ને જ્ઞાન મળ્યું ત્યારથી હવે શું શરૂઆતમાં એમની હાલત પૂરી નહી થઈ હોય એક બે વર્ષ નહીં કેટલા વર્ષો કોના લીધે અમને જરા એવું નથી લાગ્યું પણ એટલું લાગે કે આપણા આપણા માટે આવું રહી રહી પણ એક બાજુ સુખ આટલું બધું પડ્યું બે બાજુ હે મુકુલા કેવી સ્થિતિ તમે તમને અંદર થાય છે હું જાણું છું તમને બધાને થાય બધાને થાય દરેક દરેકને થાય છે તો બહુ સુંદર છે આપણે પૂરું કરી દઉં છું ધીમે ધીમે આપણે માટે વિચાર કરીએ એથી એ જિજ્ઞાસા પૂર્ણ કરવા એની ક્યુરિયોસિટી પૂરી કરવા માટે અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો એટલે કે આત્માઓ ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા એને અંદર જ બધું અંદર ચાલ્યા કરે છે ઇન્ટ્રોસ્પેક્શન એટલે પેલા પુરુષો આવ્યા આત્માઓ આવ્યા કે છે પુરુષો દેહધારીઓ સમજ્યું અને આત્મા એકલો આત્મા એવી રીતે કહ્યું છે અહીંયા આગળ આગળ આવશે એમાં કોઈ જડ જડ પદાર્થ હતો નહીં એમને નિરીક્ષણ કર્યું પોતામાં કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં એટલે સમજાય છે કે નહીં માત્ર કેટલા દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય મેં તે પુરુષને શંકા થઈ એટલે એને થયું કે મારી નિવૃત્તિ એટલે શંકા નિવારણ કરવા માટે આવ્યા લાગે છે પોતે પોતાને કરે છે પોતાનું પ્રોજેક્શન છે આ બધું વાયુ અગ્નિ કે પાણી ભૂમિ એ કોઈ કેમ નથી આવ્યું એવું પ્રશ્ન કરે છે તો એમને અંદરથી જવાબ મળે છે તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી દુઃખથી બિચારા પરાધીન છે બે ઇન્દ્રિય જેઓ કેમ નથી આવ્યા એને માટે પણ એ જ કારણ છે આ ચક્ષુથી જુઓ તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે પોતે જ પોતાને કહે છે તેનો કંપ તેનો થરથરાટ પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય એવું નહોતું તે બહુ દુઃખી હતા એવું એમને એ થયું શું પહેલા નંબરે હાથ નહોતો પછી આગળ ચાલે છીએ પછી અંદરથી જવાબ આવે છે એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો પછી બીજી વાત કરો ત્યારે પાછા કે છે હા ઠીક ત્યારે દર્શન થયું આનંદ પામ્યો પણ પાછો ખેદ જન્મ્યો તે નિપત વત હવે ખેત કાં કરો છો તો એમને થાય છે મને દર્શન થયું તે શું સમ્યક હતું શંકા આવે છે સમ્યક હતું બેલેન્સ્ડ હતું તો જવાબ આપ મળે છે હા તો કે છે સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિ કે દુઃખી કેમ દેખાય <laughs> આટલા મોટા આખા વર્ણના એમ્પર દુઃખી કેમ દેખાય આપણને તે જવાબ બને છે દુખી હોય તો દુખી અને સુખી હોય તો સુખી દેખાય તાર કે છે ચક્રવર્તી તો દુખી નહીં હોય ને આખો વર્ણો એમ પર તાર કે છે જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો વિશે જોવું હોય તો ચાલો મારી સાથે તો એમને ચક્રવર્તીના અંતકરણમાં પ્રવેશ કર્યો પોતે એનું સુખ જોવા માટે જોવું તો ખરું અંદર જોવું તો એનું મને એનો આખો બધું દરબાર આખા દુનિયાનું સમજાવી મને એનું અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું મને ખાતરી થઈ ગઈ કે મને સમ્યક દર્શન થયું એનું અંતઃકરણ બહુ જ દુઃખી હતું અનંત ભયના પર્યાયથી થરથરતું હતું કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો હાડ માસમાં એની વૃત્તિ હતી કાકરામાં તેની પ્રીતિ હતી ક્રોધમાન નો તે ઉપાસક હતો બહુ દુઃખ પોતે જ કે છે તો કછે પાછું પૂછે છે વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું ચક્રવર્તી સમજી લીધું દેવોનું તો કે છે નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતકરણમાં ચાલો પ્રવેશ કરીએ તો કે ચાલો ત્યારે તે તે ઇન્દ્રની ભવ્યતાથી ફૂલ ભૂલ ખાધી તે પણ પરમ દુઃખી હતો બિચારો ચવીને કોઈ બીભત્સ બીભસ્ત સ્થળમાં જન્મવાનો હતો માટે ખેત કરતો હતો ચવીને એટલે એનું આયુષ્ય પછી ક્યાં જશે એને બધું દેખાય જુએ અહીં આ તો ચાર પગમાં જવાનું થયું બહુ ખેત કરતો એનું એ પછી એના ક્રમમાં આવ્યું એનું તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી એ મહાદુખ સિવાય તેના બીજા ઘણા વ્યક્ત દુઃખો હતા પણ પાછું પૂછે છે અંદર આ જડ એકલા કે આત્મા એકલા જગતમાં નથી શું કાં તો જડ એકલું હોય કે આત્મા એવું નથી આ કવતમાં તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી તો જવાબ મળે છે જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે સિદ્ધ તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી તેની તેની તે તેની તેમને કોઈ દરકાર નથી તો પૂછે છે એટલી બધી બે દરકારી આમંત્રણ તો માન્ય કરવું છે ને તમે શું કહો છો તો કે એને આમંત્રણ આમંત્રણ આમંત્રણથી કઈ સંબંધ નથી સિદ્ધ ને આગળ તો એ કે છે જુએ છે એમને લઈ જાય છે તેઓ પરિપૂર્ણ સ્વસુખમાં બિરાજમાન છે તો કે છે એ મને બતાવો એકદમ બહુ તોડાથી બતાવો કે છે તો તેનું દર્શન બહુ દુર્લભ છે લો અંજન આજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ કે છે દાદા કર્યું છે આપણને પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ અને શબ્દોથી કર્યું છે એમને અંદર સરાખા રોગ નથી આધિએ નથી વ્યાધિએ નથી ઉપાધિએ નથી એ બધું નથી પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિ સ્થિતિઓ પૂર્ણ છે આપણને એવા થવું છે એ કે છે આ તો તો કે છે ક્રમે કરીને થઈ શકશો તો આ કે છે તે ક્રમમાં ચાલશે નહીં અહીં તો તુરત તે જ પદ જોઈએ જરા શાંત થાવ ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે પછી એ કે છે થવું નહીં સંભવે તમારા વચન પાછા લો ક્રમ તળાતી બતાવો અને તે પદમાં તુરંત મોકલો આ વાત શું છે આપણે આજ્ઞા ધર્મ છે સાહેબ જો સમજો તો આજ્ઞા ધર્મ આપણને મળ્યો ને એટલે અસ્ત વ્યસ્ત દશામાં હતા ને એમાં આપણે પોતે આખી સરખી દશામાં આવી ગયા એટલે ક્રમાક્રમ બધું ગવિરાજે ગાયું છે ને જ્ઞાની વૃદ્ધિ એમાંથી નીકળી અને ક્રમના આપણે મુક્તિ ક્રમમાં આવી ગયા વ્યવહારમાં વ્યવહાર એટલે આપણો આખો વ્યવહાર આજે ક્રમબદ્ધ પર્યાય જે શાસ્ત્રમાં વર્ણન કર્યા છે એ રીતે થઈ ગયો એક પણ વ્યવહાર આપણે એવો નથી કે ક્રમબદ્ધ પર્યાય ના હોય અને ખાલી એ ચોખ્ખો થતો જતો જાય જેટલો ચખ્ખો થયો એટલે આપણે ચોખ્ખાનું બધું રહ્યા કરે છે સમજાયું અને એમાં એક બે ત્રણ ચાર આંકડા એને પ્રવાયા જ કરે પછી વ્યવહારમાં જે કંઈ બને તે આપણને ક્રમ ના લાગતું હોય તે વખત તરત જ આપણે એનો આપણો ઉપયોગ ગોઠવી જ દેવો જોઈએ કે તમને જે ક્રમમાં નથી લાગતું એ ક્રમમાં જ છે શું કહ્યું આપણા બધાના વ્યવહારનો અનુભવ થયા વગર રહે જ નહીં કોઈને બધા એ ખર્ચી લાકલી ના ખાય બોલ નહીં એમાં કેને બોલે તને થાય તો તું કહેશે તને ના થાય ને એક બે ત્રણ પછી આપણે આગળ જોઈ લઈએ મુકુલને પૂછને આપણે જોયું છે ને બધું એવું ના થાય એવું નથી બધું ક્રમમાં છે બધું ક્રમમાં છે આ સમજણ આપણી આવતી જશે તેમ તેમ આપણું ક્લિયર થતું શું એટલે આ તો ક્રમ માર્ગનું કહ્યું છે આપણને ક્રમ પ્રાપ્તિ થઈ છે શું એટલે આપણો વ્યવહાર આખો ક્રમબદ્ધ પર્યાય સ્વરૂપે આવ્યો બાકી કોઈને ક્રમબદ્ધ પર્યાય ના કહેવાય ભાઈ સાહેબ પાછળ બેઠા છે વડીલ આપણા શું કામ ના ભૂલી ગયો માન્ચેસ્ટર દિલીપભાઈ માન્ચેસ્ટર એમાં આમાં આવે છે મહેતામાં સમજાય છે ને એટલી મોટી ચર્ચા થાય છે પીએચડો લીધી છે એમાં કર્મબદ્ધ પર્યાય બાબતમાં બહુ વાર અને એમાં નિયતિ એટલી બધી પ્રચાઓ ચર્ચાઓ થઈ છે અને દાદા ભગવાને જે ખુલાસા કર્યા વીર પ્રગવાની હાજરીમાં બધા તીર્થંકર હાજરીમાં એ મૂકી ગયા આખું અક્રમ વિજ્ઞાન આવ્યું છે તમે જોજો નિયતિ ઉપર તમે ઉપયોગપૂર્વક વાંચો જરાક ધ્યાનથી એક એક તમે અક્રમ વિજ્ઞાન વાંચશો જેટલો બધો લાભ થશે અને કે એકદમ બેસીને વાંચી નથી જવાનું એ ધીમે ધીમે વાંચો માર્ગ કરો આગળ જાઓ જુઓ તો ખરા ઉપયોગપૂર્વક તમે જુઓ તો આપણી પ્રગતિ શું થાય છે તે અને પછી આપણે સત્સંગમાં જુઓ કે શું આનંદ છે નહીં તો આ પદો ગઈ આ કરીએ પણ આપણે એ થવાનું શું એટલે આપણા મગન કાકાને એમને મહેનત ઓછી પડે બધી સંઘ ચલાવવાની નથી બોલતી તમે પાક્કા છો પાક્કા મતિયા છો જરા શાંત કરો થવું નહીં તમને નથી જરા શાંત થાવ ક્ષમતા સંભવે એ વચન તમારે પાછળ જે પદમાં તુરંત મોકલી દો કે છે તો પછી કે છે ઘણા માણસો આવ્યા તેમને અહીં બોલાવો એમાંથી તમને ક્રમ મળી શકશે એટલે એમને તું ચાલો બોલાવો તમે જે બધા બોલાયા છે બોલાવો બીજા બધા છે બધા આપણે ઈચ્છ્યું કે બધા આવ્યા તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું તમે સુખી છો ખરી છે શું તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ એવું પૂછે છે તો એ જવાબ આપે છે તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કોઈ બંધન નથી અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીંયા આગમન નથી અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી તમારા કલ્યાણની અર્થે અમારું આગમન છે એવું એક વૃદ્ધ પુરુષે કહ્યું વૃદ્ધ પુરુષ એટલે જ્ઞાન વૃદ્ધ પુરુષ કૃપા કરીને તરાતી કહો આપ મારું શું કલ્યાણ કરશો તે અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો તો તેમને પ્રથમ ઓળખાણ પાડી આ વર્ગમાં ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને બાર એ અંક અંકવાળા મુખ્ય મનુષ્યો છે સમજી ગયા ને બધા આપતા પુત્ર સમજાવશે ચાર ચારથી શરૂ થાય છે એક બે ત્રણ તો કેન્સર બધા ઉડી ગયા ઉડી ગયા વિચાર કરજો એ કેટલે મિથ્યાત્વ પદ કહેવાય છે વ્યવહારમાં વ્યવહારના ગુણ સાંચા બધા વ્યવહાર શુદ્ધિના છે તો પહેલા પહેલું પગથિયું મિથ્યાત્વ છે મિથ્યાત્વ પ્રાપ્ત થાય એને ગુણ સ્થાન કયો બોલવા આવે કે શું વસ્તુ કે મિથ્યાત્વ ને ગુણ સ્થાન કયું પહેલું સાહેબ દાદા ભગવાનના વચનો બહુ થોડાક આમ શ્રીમંતના કડક છે આજે આચાર્ય ભગવાન તો આજના એક પણ મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ નથી વ્યવહારથી કહી શકો તમે ભગવાનની ભાષામાં નથી આ બહુ મોટી વાત છે શું છે વ્યવહારથી ના નહીં વ્યવહારથી કરું શકું એટલે વ્યવહાર જુદો છે અને ભગવાન જે ભગવાનનો વ્યવહાર કયો છે જુદો છે દિલીપભાઈ લોકો માને છે વ્યવહાર જુદો છે અને ભગવાને જે કહેલો વ્યવહાર છે બે નોખા છે તો આપણને દાદા ભગવાનને ભયલા ભગવાનના કહેલા વ્યવહારમાં મૂકી દીધા છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી ઊંચી આજ્ઞા મળી વાત સમજાય મારી અમને અનુસાર વગર તરત જ પહેલે દિવસે પકડાયા જ નહીં કોઈ સંજોગોમાં ના પકડાય પરંતુ અનુસાર અને એવા જ આવા પુરુષ મોટ મહાપુરુષ કેમ કરીને બને કેમ કરીને બને દાદા ભગવાનના વચનો છે આ કનુભાઈ અને ચંદ્રકાંતભાઈ મારી જોડે ઘણા વખતથી સાથે સાથે રહેલા છે પરંતુ થોડા છેલ્લા વખતથી જરા છૂટા પડ્યા છે આ કાળમાં આ હંમેશા નદીનું વહેણ હોય ને તે જરાક થોડું એનો એક ધાર એક ધાર ફૂલ થઈ ગયું ને તો જેટલીને પેલું માટી ખોદીને પોતાનું વહેણમાં લઈ જાય પાછી પણ માટી જેટલી પોચી એટલું પોચું થઈ જાય કામ અને કઠણ થાય એટલે પાછું એને ભરીને પાછું ભરી જવું પડે અંદર અમારા જીઓલોજીમાં બહુ ભણતા હતા રિવરમાં બેન્ડરિંગ થાય કે છે અને એમાંથી નીકળી જાય ને ત્યાંથી અહીંયા ભરે અથવા તો એ આખું ભરીને એ મિયન્ડર બંધ થઈ જાય તો એને ઓક્સ ઓક્સબ્લિક કહેતા હતા એક જાતનું એ સર્વ થઈ જાય પછી આગળ ભરી જાય પાછું હે આ તો કુદરતનો ક્રમ છે સમજે એટલે આ તો એમની મથામણ જોવા જેવી છે આપણી જરા કશું મજા વગર સીધે સીધું મળી ગયું છે એની વાત કરીએ છીએ એટલા માટે આપણે સત્સંગ ના એની જે ઇસેન્સફુલ અન્ડરસ્ટેન્ડિંગ છે આપણા માટે કારણ કે આજ્ઞા ધર્મ is the very sense of our living now શું કહ્યું very sense of very sense very sense hmm અને એટલા માટે આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ એ આપણા શ્વસન ક્રિયાઓનું વેરી સેન્સ છે time is the sense of life આપણા માટે બધી જ રીતે કારણ કે કાળથી મુક્ત થયા છીએ ટાઈમથી શું જન્મથી મુક્ત થાય એટલે મરવું ના પડે એટલે ટાઈમથી મુક્ત થયા કહેવાય કે નહીં કહો કર્મથી મુક્ત થયા એટલે કે વ્યવહારમાં જેને આપણે વ્યવહારના કરતા માનતા હતા એ વસ્તુ રહ્યું નહીં વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છૂટો થઈ ગયો કર્મથી મુક્ત થયા કે નહીં માયાથી એટલે મારાપણાથી જે ભ્રાંતિનું મારાપણું થયું એને છૂટા કરી ગયા શું કહ્યું પણ વ્યવહાર જે રહ્યો ને એ જામી ગયેલી ભ્રાંતિ છે એટલું રહ્યું પણ એને ભ્રાંતિ ના કહીએ તો બધા ગભરાઈ જાય ખોટા એટલે એને ડિસ્ચાર્જ કહી દીધો દાદા સીધો જ અને હકીકતી છે હકીકતી છે પણ એને બધા સ્વરૂપે સમજી લેવું પડે આપણે એ આપણે જ આપણે ખાલી થતા જઈએ છીએ આપણી ભ્રાંતિ ખાલી થાય એ ભ્રાંતિ હતી તે જામી ગયેલી તે બધી છે આ વ્યવહારમાં એટલે આપણે આ વ્યવહાર દ્રષ્ટિ એ બહુ અગત્યની છે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થઈશું માટે અને અકર્તા પદ આપણું પોતાનું છે શુદ્ધાત્માનું એ જેમ જેમ સમજમાં ફિટ થઈ જશે exact in spite of all the creative વ્યવહાર એમાં હોય તો ધીમે ધીમે થાય પણ એ આગળ સવારના પણ મુઠ્ઠીનો ઉપયોગમાં ગોઠવવો પડે છે આખા દિવસમાં જાઓ તમે લાગી જાઓ કામમાં હું તમારી જોડે છું બસ કશું જ નહીં આટલું જ હું તમારી જોડે છું પછી રાતે તમે રિવ્યૂ કરી લો તમે તો આખા દિવસનો રિવ્યુ તો ના કરવો જોઈએ એ કેટલો ટાઈમ લાગે એને કેટલો ટાઈમ લાગે જો પ્રેક્ટિસ ના હોય તો થોડો ટાઈમ લાગી જાય અને પ્રેક્ટિસ પડે તો આમ જેટલી રિવ્યૂ થઈ જશે તમને જોજો અને એટલું બધું નથી આવતું ખાસ કરીને આટલો બધો વ્યવહાર છે અમેરિકામાં આવ્યા છીએ આ મોહ નગરીમાં કેટલો આખો હોય પણ કોઈને મોહ આપણને સ્પર્શ ના કરે જોજો પહેલી વખતે અમે એટી e એટમાં આવ્યા અને અરુણભાઈ સાહેબને કહ્યું કે આ મોહના સાગરમાં વસતા અમોહી બધા મહાત્માઓ અમને જે વાત કરી હતી પહેલ વહેલા અમે અમેરિકા જોયેલું નહીં અમને તો બધા સુખી હતા તે તો ફર્યા હતા બધે <laughs> હે જીવ કેવું પણ કહેવો પડે તો લાઈટોનો મહાસાગર બધો રાખે પહેલે જ વખતે મોહનને ત્યાં લઈ ગયા હતા મોહન મોહન આવ્યા છે ઘરે બધું છોડી દો આપણે આપણે આ વાગોરવા માટે ભૂતકાળ નથી જોતા પણ આપણને કમ્પેર કોન્ટ્રાસ્ટ થાય છે સંજોગો બધા આપણે જોઈએ છીએ જાણીએ છીએ અનુભવીએ છીએ એમાં જોવાનું છે એમાં કોઈ જાતનું ઓપિનિયન આપણને ખપ્યા જ કેવી રીતે બધું જ જોયું છે નથી શું નથી જોયું પણ ઓપિનિયન કેવી રીતે મને ખપે મને કેવી રીતે ખપે હું જ મારા પગને કુહાડો મારો મને કેમ ફોસાશે મને ના સમજો જયંત હા વાત છે આજ્ઞાએ ધર્મ આજ્ઞાએ તપ એટલે આપણે મેં તમને એટલા માટે કહ્યું કે આપણને મળ્યું છે અને આજ્ઞાધર્મથી જીવવાનું એમાં જરાય મહેનત નથી મને તો આટલું સમજાણું છે રાજેશ કે તું ચાલ ખરું કે નહીં આ મજા કરી જા પણ બધાને લાભ આપજે સાન ફર્નાન્ડો વેલીમાં કેટલી મોટી વેલી છે તારી તું મને લઈ ગયો તાર કેટલા ઇન્ડિયાને ભેગા કરવા કર્યા બધું હે આ એક એક એક આપણા ત્રણ ટીકી નાની છે બધી બહુ મોટી હે પણ આપણે કઈ બધાને ભેગા કરવા જેવું નથી વાત કરીએ તો થાય જો ને અમે જરાક વાત કરીએ છીએ આપણે જો ને કૃપા કેવી મજા કરે છે પેલી આશા લોકોને સેવા કરવા ગઈ વોશિંગ્ટનમાં અને કહે છે ભારતનું કલ્યાણ કરવું આ પેલા બધા સેનેટરોને સમજાવવું કહે છે एक छोटा सा सवाल है अरे बोल बोल चार हाँ, ये व्हाट इज मतलब थोड़ी एक्सटेंशन फ्लाइट स्लाइड एक छोटा सा सवाल है कि ये टो टो में इतनी पावर क्यों है हाथ में क्यों नहीं है फिंगर्स में क्यों नहीं है टो में ही क्यों है आपके अंगूठा में पगना पगना अंगूठा देखो वैसा तो सारा बॉडी मुझकी ग्रिपों में से मुख छूट हो गया है बिल्कुल छूट गया है लेकिन बॉडी बॉडी के हिसाब से जो व्यवहार लेके आया है समझिए वो व्यवहार अलग है लेकिन मुझसे छूट गया है इसीलिए वहां से डिविनिटी जो है सारा अंदर भगवान की भगवान तो सारा बड़म यहां से यहां तक पूरे हो रहे लेकिन वो फॉर्मलेस है इन दिस बॉडी फॉर्म उसका फॉर्मलेस शेप बॉडी शेप वाला है लेकिन फॉर्मलेस है शेप तो जरूर है समझ में आया तो वो शेप और डिवाइन फ्लो जो है उसका फ्लो जो है ये यहाँ से चरण से चरण होता है फ्लो होता है ऐसी बात है और कुछ नहीं थैंक यू टोटली इसीलिए समझे हमें आप उसको लगो हमें जरा ही नहीं होता असर ही नहीं होती हम कुछ है शरीर है तो नहीं होना तो कोई बोल सकता है नहीं फिर भी हो सकता और आपके अंदर जो भगवान है और मेरा भगवान की एक ठीक खुला हो गया है वो सारा उसको तैयारी अलग अलग जिसका जैसा पुतगल पुतगल लेकिन सबको अनुभव थोड़ा हुआ और दादा के चरण में ही सबको अनुभव हुआ सबको हुआ सबको हुआ हम्म? आप जल्दी से फिर से अमेरिका आए ऐसी उम्मीद है प्रार्थना है और एकदम तबीयत ठीक हो जाए और आप आपको और एक और बताना था कि आपके ये आप आप तो पुत्र एक से दूसरे अच्छे मतलब अनबिलीवेबल व्हाट एन एक्सपीरियंस ये सादा ये तो अद्भुत अद्भुत पुरुष है सब तो ये इसे है जो इतने जो लाइफ सेलिब्रेसी वाले है वो एक एक है उसको बुला के उसका आपको बात करो ना आहिस्ते आहिस्ते निकलती जा रही एकदम तो नहीं निकलेगी नहीं निकल रही है निकल रही है बहुत लाभ मिलेगा आपको बहुत लाभ मिलेगा आप पूछते जाओ तो निकल जाओ हम्म? कांति अच्छा। आनंद जी है उसका इतना समय में वो स्टूडेंट से ही काम लिया उन्होंने विद्यार्थियों में काम लिया सभी लोगों ने अपने अपने ढंग से महेंद्र जी है कॉलेजों में गए हाई स्कूल में गए पाँच सौ हजार दो हजार स्टूडेंट्स वो सबने ऐसा किया जेल में गए सेंट्रल जेल में गए के बाद के सबको गए इसे सब आप बहुत अच्छे हैं यही मैं आपको कह रही थी कि नहीं ये देखो नहीं साधु है, है नहीं संसारी है तो दादा भगवान बोले उनको पहचाने कैसा हम तो हर्षिला के घर गए थे तो आपता पुत्रों के क्या कुछ तो वहां से बात निकली उनके पास एक था दादा को धोती दी उसका कलर तो भगवान का पीताम्बर कृष्ण भगवान का वस्त्र बोलते हैं वो कलर की वो उनकी निकली ठीक है तो दीपक साहब जी बताया कि ये कलर है ने ये कलर वाला ड्रेस रखना आप पीताम्बर न सफेद न भगवा न कोई लिए कोई नहीं सब पीला कि हमसे अलग और हमें पूज्यता लगे उनसे और उनको खुद को बहुत फायदा करे खुद को बहुत फायदा करे दादा भगवान ने कोई कायदा नहीं डाला उसके ऊपर आपको जब समझ में आए तब तो लगा देना तो लगाते जाते हैं सब अच्छा लगता है और इट सर्व इट्स पर्पज क्योंकि सबको क्या लगता है कि मैं सफेद पहनू तो मैं पवित्र हो गया वो है है अपना व्हाइट व्हाइट कलर पर माना ही गया है सभी धर्मों में माना गया है तो, लेकिन उससे ऐसा नहीं तो इसमें तो दादा भगवान की बड़ी वचन आ गई જય સચિદાન ચાલો જય સચિદાન રાત આખો ટાઈમ થઈ ગયો મશીન મશીન મશીન પછી આપણું બોલો બોલો પરમ દિવસે આપણે સનાતન ધર્મ પર સવારે સાંજ બધું રાખેલું છે એટલે આપણે સત્સંગ બધા આટલા પુત્રો પણ આવેલા છે એનો લાભ લેજો અને બધા આવજો ત્યાં બધું આપણે ઉભો કરી નામ સવારે દસ થી આપણે કરીએ અને સંજ્ઞા ત્યાં ભોજન રાખ્યું છે એટલે બધા આવજો